આજે આપણે ગરડા પ્રથમ પ્રકરણનું એકોતેર અને બોતેર સેવન્ટી વન સેવન્ટી ટુ એક સાથે સમજવાના છે એટલા માટે કે એમાં જે પ્રશ્નોત્તર થયા છે એ એકબીજા સાથે થોડા સંકળાયેલા છે એટલે એક એક પ્રશ્નને લેવા જઈએ તો રિપીટેશન પણ વધી જાય અને સમજવામાં થોડુંક અઘરું પડે એટલે આપણને સરળતા રહે એટલા માટે બે વચનામૃતમાં કુલ સાત પ્રશ્નો છે એક એક ન લઈએ પણ એમાંથી એકાદ પ્રશ્નને આગળ કરીએ અને એનો પાયો બેઝ બનાવી અને પછી બીજા જે પ્રશ્ન અને એના જે જવાબ એ એમાં ગૂંથતા જઈએ એટલે બધા જ પ્રશ્નો આવી જાય ને બધી વાત સમજાઈ જાય તો શરૂઆતમાં આપણે એકોતેરમાં વચનામૃતનો ત્રીજો પ્રશ્ન છે શ્રીજી મહારાજે સંતોને પૂછ્યું કે ભગવાનની પ્રત્યક્ષ મૂર્તિનો નિશ્ચય હોય અને ભગવાનનું ભજન કરતો હોય અને સત્સંગના નિયમમાં વર્તતો હોય અને એ જીવનું કલ્યાણ થાય એ તો આપણા સત્સંગની રીતિ છે આમાં શું કહ્યું એ પેલા સમજી લેવા જેવું છે ભગવાનની પ્રત્યક્ષ મૂર્તિનો નિશ્ચય હોય એટલે જ્યારે ભગવાન પૃથ્વી ઉપર મનુષ્ય અવતારે પ્રગટ હોય ત્યારે એમના વિશે સંપૂર્ણપણે નિષ્ઠા અને નિશ્ચય હોય એમનો આશ્રય હોય એમનું ભજન કરતો હોય અને સત્સંગના પ્રવર્તાવેલા નિયમો પ્રમાણે વર્તતો હોય અને જ્યારે ભગવાન હાલ ન હોય તો એ ભગવાનના જે અવતાર સ્વરૂપો છે એની મૂર્તિને વિશે પ્રતિમાને વિશે સંપૂર્ણપણે નિષ્ઠા અને નિશ્ચય અને આશ્રય હોય એને એમનું ભજન કરતો હોય મતલબ કે સાકાર ઉપાસક હોય ભગવાનના સાકાર સ્વરૂપની ઉપાસના કરતો હોય અવતાર સ્વરૂપ કે અવતાર સ્વરૂપની મૂર્તિ પ્રતિમા મૂર્તિ પૂજા મૂર્તિ નિષ્ઠા એ જેને દ્રઢપણે હોય સાકાર ઉપાસનામાં જેને નિષ્ઠા છે આશ્રય છે ભગવાનના સાકાર સ્વરૂપનો અને એમના નામ ને રૂપ એનું ગુણગાન અને ભજન કરે છે અને સત્સંગના નિયમ પ્રમાણે વર્તે છે એનું કલ્યાણ અવશ્ય થાય એ તો આપણા સત્સંગની રીતિ છે પણ મને સંતો શ્રીજી મહારાજ એમ કહ્યું કે એ કહો કે આ રીત તો કલ્યાણની આપણા સત્સંગની છે પણ શાસ્ત્રોમાં કલ્યાણની રીતિ કઈ રીતે બતાવી છે એ તમે કહો કારણ કે શંકરાચાર્યજીએ નિરાકારપણે ભગવાનનું પ્રવર્તન કર્યું છે ભગવાન નિરાકાર છે અને રામાનુજા આદિક જે આચાર્યો થયા એમણે ભગવાન સદા સર્વદા સાકાર છે એવું પ્રતિપાદન કર્યું છે સાકાર ઉપાસના ભક્તિ પ્રવર્તાવી છે માટે વેદ ભાગવત ગીતા ઉપનિષદ આદિક શાસ્ત્રોના મત લઈ અને તમે કહો કે શાસ્ત્રોમાં કલ્યાણને અર્થે શું બતાવ્યું છે ત્યારે સંતોએ મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી જેવા અધિક મોટા સંતોએ બધા શાસ્ત્રોને રેફરન્સ સાથે ચર્ચાઓ કરી અને છેવટે એમ કહ્યું કે મહારાજ સર્વશાસ્ત્રનો એક સિદ્ધાંત દેખાય છે કે સાકાર ભગવાનની ઉપાસના સાકાર ભગવાનની ભક્તિને આશ્રય કરીને અવશ્યપણે જીવનું નિર્વિઘ્નપણે કલ્યાણ થાય છે આવો શાસ્ત્રનો મત છે કે સાકાર ઉપાસના સર્વશ્રેષ્ઠ છે ભગવાનની મૂર્તિ ઉપાસના શ્રેષ્ઠ છે અને ભગવાન સદા સર્વદા સાકાર છે એટલે શ્રીજી મહારાજે પણ કહ્યું કે અમારો પણ એ જ અભિપ્રાય છે અમારો પણ એ જ ઓપિનિયન છે અમે પણ એ જ પક્ષનું ગ્રહણ કરીએ છીએ અને સંતોએ નિરાકારના પક્ષને સ્વીકાર્યો નહીં હવે સાકાર અને નિરાકાર અનાદિથી ચાલ્યું જ આવે છે અને સાકાર નિરાકાર વિશેની આપણે ઘણી બધી ચર્ચાઓ આગળ બે ત્રણ વચરામૃતમાં થઈ ગઈ છે એટલે વિશેષ તો આપણે કંઈ નથી લેવાનું પણ આ જે સમજવા માટે જરૂરી છે એટલો આપણે એમાં વિચાર વિસ્તાર કરશું બધું ધ્યાનથી સાંભળજો તો જે નિરાકાર ભગવાન છે એવું જે માને છે એ લોકો શું કહે છે કે ભગવાન સદા સર્વદા નિરાકાર છે એ જ ભગવાનનું મૂળ સ્વરૂપ છે મૂલતઃ ભગવાન નિરાકાર છે નિરાકાર હોય તો જ સર્વવ્યાપક થઈ શકે સાકાર હોય તો સર્વવ્યાપક થઈ શકે નહીં આ માઇક્રોફોન છે એ સાકાર છે તો પછી અહીંયા જ છે ને આખા હોલમાં નથી એમ એમનું કેવું છે એટલે ભગવાન નિરાકાર છે તેથી સર્વવ્યાપક છે એટલે મૂલતઃ ભગવાન નિરાકાર છે અને એ જ પરમ સર્વોચ્ચ અંતિમ છે એનાથી આગળ કંઈ નથી પછી જે કાંઈ વર્ણનો ભગવત સ્વરૂપ વિશે આવતા હોય તો એ બધા એનાથી નિમ્ન છે નીચે છે પણ સર્વોત્કૃષ્ટ એ નિરાકાર તત્વ છે આવું નિરાકાર ને માનનારા કહે છે તો સામે જે સાકાર ઉપાસકો જે છે ભગવાનને સાકાર માનનારા છે એ એમ કહે છે કે ભગવાન સર્વદા સદા સાકાર છે અને એ જ સર્વોત્તમ છે એનાથી કોઈ પર નથી એ જ સર્વોત્કૃષ્ટ છે એ જ અંતિમ છે એ જ અંતિમ છે એનાથી કોઈ આગળ નથી એનાથી કોઈ ઉપર નથી સર્વોત્કૃષ્ટ ભગવાન સદા સર્વદા સાકાર સ્વરૂપ છે એ જ છે અને એ જ પામવા યોગ્ય છે અને સાકાર થકા પાછા ભગવાન છે એ સર્વવ્યાપક છે નિરાકારવાદીઓ એમ કે છે કે ભગવાન સાકાર હોય તો સર્વવ્યાપક ન થાય ત્યારે સાકારવાદી ઉપાસકો રામાનુજાચાર્ય આદિક મધ્વાચાર્ય વિશ્વનાથ સ્વામી બધા જ આચાર્યો એક મતથી એમ કહે છે કે સાકાર હોવા છતાં સર્વવ્યાપક છે ગળે ન ઉતરે એવી વાત છે ને ભાઈ સાકાર હોય તો પછી સર્વવ્યાપક ક્યાંથી થાય અને જે સાકાર ઉપાસક આચાર્યો છે આચાર્ય મધ્વાચાર્ય નિંબારકાચાર્ય બધા આચાર્ય એમ કહે છે કે ભાઈ એ સાકાર સર્વ વ્યાપક છે ભગવાન સ્વામિનારાયણ પણ એમ જ કહે છે કે સાકાર થકા સર્વવ્યાપક છે પણ ત્યાં હવે તમે જ નક્કી કરજો કેમ છે એમ કારણ કે આ શાસ્ત્રોમાં દ્રષ્ટાંત આપે છે કે જુઓ આ આકાશમાં સૂર્ય છે એ બિંબરૂપે સાકાર છે અને પ્રકાશે કરીને સર્વત્ર વ્યાપક છે કે નથી તો સાકાર વ્યાપક થયા કે નહીં હે ભાઈ એવી જ રીતે પુરુષોત્તમ નારાયણ પોતાના દિવ્ય ધામમાં સદા સર્વદા સાકાર રૂપે બિરાજમાન છે ને પોતાની તેજે કરીને મૂર્તિના તેજે કરીને અંતર્યામી શક્તિએ કરીને બ્રહ્મરૂપ શક્તિએ કરીને અનંત કોટી બ્રહ્માંડમાં વ્યાપ એક સૂર્યનો ગોળો છે એ આટલો વ્યાપક થઈ શકતો હોય તો પુરુષોત્તમ નારાયણ અનંત કોટી બ્રહ્માંડોમાં તેજે કરીને અંતર્યામી શક્તિએ કરીને વ્યાપક ન થાય એક નાનકડું ગુલાબનું ફૂલ અહીંયા પડ્યું હોય તો આખા હોલમાં વ્યાપક સુગંધે કરીને થઈ જાય છે સાકાર હોવા છતાં તો ભગવાન પોતાની શક્તિએ કરીને અનંત કોટી બ્રહ્માંડોમાં સર્વત્ર વ્યાપક ન થાય થાય જ એવી રીતે ભગવાન સાકાર થકા સર્વત્ર વ્યાપક છે ગળે ઉતરી જ જાય ને વાત તો સાચી જ છે અને એ સર્વત્ર વ્યાપક ભગવાન છે અને જેમ સૂર્ય બિંબ છે અને પ્રકાશે કરીને સર્વવ્યાપક છે હવે તમે બીજું એ નક્કી કરો આમાં મૂળ સ્વરૂપ કયું છે પ્રકાશને લીધે સૂર્યનું બિંબ છે કે સૂર્યના બિંબને લીધે પ્રકાશ છે તો જેને લીધે જે હોય એ પેલા મૂળ કહેવાય તો સાકાર સ્વરૂપ મૂળ થયું કે નિરાકાર સ્વરૂપ મૂળ થયું ધેટ્સ ઓલ એટલે ભગવાન એવી જ રીતે સાકાર છે એ ભગવાનનું મૂળ સ્વરૂપ છે પછી નિરાકાર સ્વરૂપ છે નિરાકારને લીધે કંઈ સાકાર સ્વરૂપ ન થાય સુગંધને લીધે કંઈ ગુલાબ પુષ્પ બની નથી જતું કે સુગંધ ભેળી થઈને ગુલાબની પાંખડીઓ થઈ ગઈ ગુલાબમાં લીધે સુગંધ છે એમ સર્વત્ર વ્યાપક જે ભગવાન છે પણ મૂળ સ્વરૂપ તો સાકાર દ્વિભુજ દિવ્ય સદા સાકાર મૂર્તિ છે એને લીધે સર્વત્ર વ્યાપક છે એટલે મૂળ સ્વરૂપ કયું છે સદા સર્વદા સાકાર ભગવાનનું સ્વરૂપ છે એ મૂળ સ્વરૂપ છે સર્વોત્તમ છે અંતિમ છે જેને પરબ્રહ્મ કહે છે ડોંગરેજી મહારાજ છે ને એનું ભાગવત ઉપર જે કથા છે એનું ભાગવત રહસ્ય નામનું આજે પણ પુસ્તક મળે છે એમાં તમે વાંચજો આવશે એની બાપા વારે વારે કહેતા કે આ સાકાર નિરાકારમાં કેવું છે બહુ મજાની વાત એમણે મીઠી કરી છે ડોંગરે બાપાએ કે રાજા અને રાજાની સત્તા રાજા સાકાર છે અને સત્તાએ કરીને એના આખા દેશમાં વ્યાપક છે એ નિરાકાર સત્તા છે એક રાજા સાકાર રૂપે એના સિંહાસનમાં બેઠો છે પણ સત્તા એક કરીને આખા દેશમાં વ્યાપીને બેઠો છે જ્યાં જ્યાં એની સત્તા છે કે નહીં નિરાકાર રૂપે વ્યાપીને બેઠો છે એવી રીતે ભગવાન પોતાના દિવ્ય તખતમાં રાજાની જેમ રાજા ધીરાજ રૂપે બિરાજમાન છે ને પોતાની અંતર્યામી શક્તિએ કરીને અનંત કોટી બ્રહ્માંડમાં વ્યાપીને બેઠા છે એ ભગવાનનું નિરાકાર સ્વરૂપ છે હવે આમાં મૂળ સ્વરૂપ કોણ છે સાકાર રાજા મૂળ છે એ છે તો સત્તા છે ગુજરી જાય તો સત્તા જતી રહી મોદી સાહેબ ઉતરી જાય તો સત્તા જતી રહે એટલે સાકાર સ્વરૂપ મુખ્ય છે ને બસ ભગવદ્ ગીતાના પંદરમા અધ્યાયમાં બહુ સરસ કહ્યું છે આજે વાતો આવશે થોડી થોડી પણ છે જીવન કલ્યાણની ચર્ચા છે ને એટલે આ કલ્યાણના માર્ગની સ્પષ્ટતા બહુ આમાં છે ભગવદ્ ગીતાનો પંદરમો અધ્યાય બહુ વાંચવા જેવો છે એ અધ્યાયનું નામ જ પુરુષોત્તમ યોગ છે એમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું કેવો છું તો કે યસ્માત અક્ષરમ અતિતોહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ હે અર્જુન આ જેટલું ક્ષર છે એ બધાથી ઉપર છું અને અક્ષર છે એનાથી ચોત્તમ એનાથી પણ હું પર છું એટલે મને લોકમાં અને વેદમાં પુરુષોત્તમ કહે છે તમને અક્ષર અક્ષરનું બહુ નહીં સમજાય કારણ કે બહુ ઊંડા અભ્યાસી ને તમે બધાય પણ હું તમને એ કહું કે એમાં શું કહ્યું કે એટલા માટે મને લોકમાં વેદમાં શું કહે છે શું કહે છે પુરુષોત્તમ કહે છે એ પુરુષોત્તમ શબ્દ જે નામ વાપરું ને એ સાકાર સ્વરૂપનું ઇંગિત કરે છે ઈશારો કરે છે નહીતર કંઈક બીજું વાપરવું જોઈએ પુરુષોત્તમ કોને કહેવાય પુરુષા વિદ્ધ જ પુરુષાકાર હોય ત્યારે જ પુરુષોત્તમ કહ્યું હોય પુરુષોત્તમ એટલે પાછા કેટલાય પુરુષો હોય એમાં જે ઉત્તમ હોય એને પુરુષોત્તમ કહેવાય પચાસ પુરુષો બેઠા હોય એમાં એક ઉત્તમ હોય તે પુરુષોત્તમ છે બધા ઉત્તમ છે ભલે અત્યારે કોઈનું નામ પુરુષોત્તમ હોય પણ બધાથી પાછું નીચો હોય પણ ભગવાનમાં એવું નથી એટલે અનંત જે મુક્ત પુરુષો છે અનંત આત્માઓ છે અનંત તત્વો છે જે છે તે બધામાં પાછા એ ઉત્તમ છે અને પુરુષોત્તમ નામ વાપર્યું એટલે સાકાર સ્વરૂપ તો ઈશારો છે કે ભગવાન સદા સાકાર સ્વરૂપ છે પુરુષવિદ છે પુરુષાકાર છે દ્વિભુજ છે દિવ્ય સદા સાકાર છે એટલા માટે હવે આ પ્રથમ આ એકોતેરમાં વચનાવટનો પહેલો પ્રશ્ન કે એવા જે સદા સર્વદા ભગવાન સાકાર છે એને જે નિરાકાર કહેવા એ ભગવાનનો અપરાધ છે પ્રશ્ન કર્યો ને કે ભાઈ સર્વે અપરાધમાં કયો અપરાધ તો કે એ ભગવાન સદા સર્વદા સાકાર છે એને નિરાકાર કહેવા એ જ ભગવાનનો અપરાધ છે અહીંયા ચર્ચા એ પ્રમાણે વિસ્તારથી નથી પણ વરતાલના બીજા વચનામૃતમાં બહુ સરસ શ્રીજી મહારાજ સમજાવ્યું છે શ્રીજી મહારાજ કે જેમ કોઈ રાજા હોય સર્વાંગે સુંદર હોય હમ અને એમાં કોઈ એવો અકલ મઠ્ઠો હોય એ ઊભો થઈને જ્યાં ત્યાં બધી કાગળો લખે લોકોને વાતો કરે કે અમારો રાજા છે એ હાથ પગ વગરનો છે નાક વગરનો છે આંખકાન વગરનો છે તો એ રાજાનો અપરાધ કરે છે કારણ કે રાજા તો સર્વાંગે સુંદર છે અને આ એમ કે છે કે અમારા રાજા છે નાકકાન વગરનો છે અમારા રાજા છે હાથ પગ વગરનો છે તો રાજાનો અપરાધી છે ને એમ પુરુષોત્તમ નારાયણ સદા દિવ્ય મૂર્તિ છે કોઈ અંગે વિકળ નથી સર્વાંગ સુંદર છે એવા પુરુષોત્તમ નારાયણને જે એમ કહે છે કે ભગવાનને આકાર નથી ભગવાનને કોઈ હાથ નથી ભગવાનને કોઈ આંખ નથી પગ નથી કંઈ નથી બસ તો એ ભગવાનનો અપરાધ કરે છે જેવી રીતે પેલો રાજાનો અપરાધ કરે છે ને એનો પ્રજા થઈને એ રાજાની જાણમાં આવે તો અમારો રાજા છે એ નાકાન વગેરેનો છે હા જેલમાં ઘોષી ગાલ એમાં પુરુષોત્તમ નારાયણ જે સદા સર્વદા સાકાર છે ત્યારે એમ કોઈ કહે ભગવાનને કોઈ આકાર નથી તો એ ભગવાનનો અપરાધ છે તો વળી કોઈને એમ થાય ને કે ભાઈ શાસ્ત્રોમાં જ વર્ણન આવે છે કે ભગવાન અરૂપ છે ભગવાન નિરાકાર છે ભગવાન જ્યોતિરૂપ છે શાસ્ત્રોમાં કીધું છે એટલે કહીએ છીએ અમે અમારી મેળે ક્યાં કહીએ છીએ અને આવે છે શાસ્ત્રોમાં કે ભગવાન અરૂપ છે નિરાકાર છે નિરિન્દ્રિય છે નિરઅવયવ છે આવે છે એ એટલા માટે કહ્યું છે વેદાંત શાસ્ત્રોમાં કે ભગવાનના જે ઇન્દ્રિયો જે આકાર છે એ આપણા જેવા નથી આપણા જેવા માયક નથી ભગવાનના આકારો આપણાથી જુદા છે દિવ્ય છે આપણા માયક આકારો છે તે ભગવાનના આકાર છે એ માયક નથી ભગવાનના ઇન્દ્રિયો અવયવો માયક નથી એ માયક ભાવ ટાળવા માટે વેદાંત શાસ્ત્રોમાં આવી રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે બીજો હેતુ એ છે કે જ્યાં જ્યાં શાસ્ત્રોમાં એમ કહ્યું હોય કે ભગવાન નિર્ગુણ નિરંજન નિરાકાર છે તો બહુ તટસ્થપણે જો અભ્યાસુ હોતો વિચારે એ જ્યાં જ્યાં આવી રીતે બ્રહ્મ તત્વનું નિરૂપણ કરવામાં આવ્યું હોય છે નિર્ગુણ નિરાકાર નિરંજનપણે ત્યાં ત્યાં સ્પષ્ટપણે અક્ષર બ્રહ્મ તત્વનું નિરૂપણ હોય છે અને અક્ષર બ્રહ્મ છે એ સર્વત્ર વ્યાપક છે નિરાકાર છે નિર્ગુણ છે નિરાકાર છે અક્ષર બ્રહ્મ તત્વ નિર્ગુણ નિર્ગુણ નિરાકાર છે અને એ તત્વનું નિરૂપણ છે મહદન છે પરંતુ એ સર્વત્ર વ્યાપક નિર્ગુણ નિરાકાર અવ્યક્ત એવું જે અક્ષર બ્રહ્મ એનાથી પર પરબ્રહ્મ છે એ સદા સર્વદા સાકાર છે ગીતાના કહ્યું ને અક્ષરાદપી ચોત્તમ એ અક્ષરબમથી પણ હું ઉત્તમ છું પર છું એ સદા સાકાર પુરુષોત્તમ નારાયણ છે એટલે શાસ્ત્રમાં અક્ષર પણ નિરૂપણ છે અને પરબ્રહ્મનું પણ નિરૂપણ છે અક્ષર જ્યાં જ્યાં નિરૂપણ છે ત્યાં નિર્ગુણ નિરાકાર નિરંજન રૂપે વર્ણન છે અને પરબ્રહ્મનું જ્યાં વર્ણન છે ત્યાં ભગવાન સદા સર્વદા સાકાર મૂર્તિ છે એવું વર્ણન છે હવે આ બે ભેદ સમજવામાં માણસને એક સ્પષ્ટતા હોવી જોઈએ પણ થાય છે શું કે જે નિરાકારવાદીઓ છે એ અક્ષર પાસે જ અટકી જાય છે અને એમ કહે છે કે જ્યાં સુધી સમજો બહુ મીઠી વાત છે સમજવા જોઈએ કે અક્ષર બ્રહ્મ સર્વત્ર વ્યાપક એવું જે અક્ષર બ્રહ્મ એની સાથે જ્યારે પોતાના આત્માનું ઐક્ય થાય અભેદ થાય એવી સ્થિતિ થાય સાધર્મ્ય ભાવને પામે અહમ બ્રહ્માસ્મી થાય ત્યારે જ જીવનો મોક્ષ થાય અને એ જ અંતિમ અહીં અટકી ગયા બસ અક્ષર બ્રહ્મ પાસે અક્ષર બ્રહ્મની સાથે ઐક્ય તાદાત્મા સાધર્મ્ય ભાવ અભેદ સ્થિતિ સર્જાય આત્મા સો પરમાત્મા અહમ બ્રહ્માસ્મી એ અંતિમ અને એ જ મોક્ષ આટલું થયું નિરાકારવાદીઓને મતે હવે આપણે પણ એની વાત આવે ને અહમ બ્રહ્માસ્મીની તો આપણે ભડકીએ છીએ જો અહમ બ્રહ્માસ્મી કહ્યું પણ હકીકતમાં શું છે કે આપણે અહમ બ્રહ્માસ્મીને માનીએ છીએ સાકાર ઉપાસકવાદીઓ પણ પણ એમાં થોડો ફર્ક છે શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજ કહે છે નિજાત્માનમ બ્રહ્મરૂપમ પોતાના આત્માને બ્રહ્મરૂપ માનવો તો આવે છે ને બ્રહ્માસ્મીનો ગુણાતીતાનંદ સ્વામી તો પાને પાને કહે છે કે પોતાને અક્ષર માનવું પોતાને અક્ષર માનવું તો માનીએ જ છીએ આપણે પણ એમાં માનીએ છીએ આપણો મંત્ર જ છે બ્રહ્માહમ હું બ્રહ્મ છું પણ સાથે થોડો ભર્ક છે બ્રહ્માહમ કૃષ્ણ દાસોસ્મી આ પૂરું છે અક્ષર બ્રહ્મ સર્વત્ર વ્યાપક છે એ હું છું એવું તાદાત્મ્ય સાધવાનું અને અક્ષરના સાધર્મ્ય ભાવને પામીને બ્રહ્મદશાને પામીને એક્ય ભાવને પામીને બ્રહ્માસ્મીની સ્થિતિ પામીને પરબ્રહ્મ એવા જે પુરુષોત્તમ નારાયણ એની ઉપાસના કરવી એ પૂરો એકાંતિક ભક્ત થયો અક્ષરના સાધર્મ્યપણાને પામીને પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરે એ પૂરો એકાંતિક નિર્વિકલ્પ ઉત્તમ નિશ્ચયવાળો ભક્ત શ્રીજી મહારાજે ગણાયો અને આ જ ભાગવતનો મત છે સુખદેવજી બ્રહ્મરૂપ હતા કોઈ ના પાડશે એ જ સુખદેવજી શ્રી કૃષ્ણના સાકાર રૂપ લીલા માધુરી બધું વર્ણન ઉપાસના કરે છે અને પોતે સ્પષ્ટપણે ભાગવતમાં બોલ્યા છે પરિનિષ્ઠિતોપી નિર્ગુણીએ ઉત્તમ શ્લોક લીલિયા ગૃહત ચેતા રાજર છે આખ્યાનમ યદધિતવાન હે પરીક્ષિત સાંભળી લે કે નિર્ગુણ સ્થિતિ છે એમાં મારી સંપૂર્ણપણે સ્થિતિ થઈ ચૂકી છે અક્ષરબ્રહ્મ સાથે સંપૂર્ણપણે તાદાત્મ થઈ ચૂક્યું છે છતાં પણ હું શ્રી કૃષ્ણના ગુણગાન ગાઉં છું અને આ ભાગવતને ભણ્યો છું કારણ કે ત્યારે જ પર્યાપ્ત છે એ જ સંપૂર્ણતા છે શ્રીજી મહારાજે ત્યાં સુધી કહ્યું છે કે બ્રહ્મરૂપ થયો અને જો પરબ્રહ્મની ઉપાસના ન કરી તો એ અધૂરો છે અને બીજું એક વાક્ય સરસ કહ્યું કે પુરુષોત્તમની સાચે સાચી ઉપાસના એનો અધિકારી જ ત્યારે બને છે કે જ્યારે બ્રહ્મરૂપ દશા આવે વડાપ્રધાન છે એના પીએ થવું હોય તો કંઈક લાયકાત તો જોઈએ ને રસોડામાં શાક સુધારતો સુધારતો કે મારે પીએ થઈ જાઉં થવાય લાયક જ જોઈએ તો બ્રહ્મરૂપ દશા પ્રાપ્ત થાય ત્યારે જ પુરુષોત્તમને આરાધવાની સાચો અધિકાર મળે છે એટલે આ ભેદ છે અક્ષર બ્રહ્મથી પર પરબ્રહ્મ છે અક્ષર બ્રહ્મ સાથે સાધાર્મ્ય પામીને પોતાના આત્માને બ્રહ્મરૂપની દશા ભાવીને પરબ્રહ્મ એવા પુરુષોત્તમની ઉપાસના કરવી એ અંતિમ છે અને એ પુરુષોત્તમ કેવા છે કે સદા સર્વદા સાકાર સ્વરૂપ છે અને દિવ્ય છે તે પાછા કેવા દિવ્ય છે ધામમાં છે એ દિવ્ય છે એવું નથી એ પુરુષોત્તમ નારાયણ જ્યારે પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે ત્યારે માનવ જેવા દેખાતા હોય તો પણ સદા સર્વદા દિવ્ય છે એ આપણા જેવા નથી દેખાય છે આપણા જેવા જ હાથ પગ મુખ બધું આપણે જેવું જ દેખાય છે માનવ જેવા જ છે આપણે જેમ જ બાળક હોય યુવાન થાય વૃદ્ધ થાય છે સ્થૂળ સૂક્ષ્મને કારણ ત્રણ દેના ભાવ દેખાય છે ઊંઘવું ખાવું પીવું હરવું ફરવું જાગ્રત સુસુપ્તિ સ્વપ્ન અવસ્થાના બધા ભાવ દેખાય છે પરણવું આ તે બધા ભાવ દેખાય છે સંસાર દેખાય છે પણ છતાં એ આપણા જેવા નથી તો કેવા છે એ દિવ્ય છે એ જે જે તત્વનો અંગીકાર કરે છે એ તત્વો પણ બ્રહ્મરૂપ છે પણ સમજાય નહીં અરે આપણે ત્યાં એવા સંતો થયા છે કે જે નિરાવરણ હોય અને પૃથ્વી આદિક આવરણો નડતા ન હોય તો જેને ભજને કરીને એવા થયા હોય તો જે પુરુષોત્તમ એવા હોય એમાં શું કહેવાનું શું કહેવાનું પ્રથમના છાછઠમાં વચનામૃતમાં શ્રીજી મહારાજે સમજાવ્યું છે બહુ સરસ કે ઘણા લોકો એમ કે છે કે શ્રી કૃષ્ણ છે એ આકાર સાકાર સ્વરૂપ છે બરાબર છે પણ અવતાર સ્વરૂપ હોય એમાં માઇક ભેગ હોય છે માઇક ભાવ હોય છે શ્રીજી મહારાજ કે એવું છે જ નહીં ભગવાનના અવતાર જ્યારે પૃથ્વી ઉપર આવે ત્યારે સદા સર્વદા દિવ્ય હોય છે પછી દ્રષ્ટાંત સરસ આપ્યું કે અર્જુનની પ્રતિજ્ઞા રાખવા માટે દ્વારિકામાં રથમાં બેસી અને ચાલ્યા અર્જુનની પ્રતિજ્ઞા હતી ને પેલા પુત્રને મરવા નહીં દઉં બ્રાહ્મણના અને પુત્ર મરી ગયો પછી અર્જુને પ્રતિજ્ઞા લીધી હતી કે જો પુત્ર મરી જાય તો હું ચિત્તામાં સળગીને મરી બળી મરીશ એટલે એની પ્રતિજ્ઞા રાખવા માટે ભગવાનની પુત્રને લેવા માટે જાય છે છેક ભૂમા પુરુષના લોકમાં માયાની પાર તેજપુંજમાં ભૂમા પુરુષના લોકમાં એક પુત્ર હતો બ્રાહ્મણનો પુત્ર એને લેવા માટે દ્વારિકામાં રથમાં બેસીને અર્જુન સાથે નીકળ્યા હવે લાકડાનો રથ અને પંચભૂતના ઘોડા એની સાથે ભગવાન શ્રી કૃષ્ણએ અવકાશ ગમન કર્યું તો શ્રીજી મહારાજ કહે કે એ માયાનો અંધકાર આવ્યો તેને સુદર્શનના પ્રકાશે કરીને કાપીને માયાને પાર કરીને તેજ પુંજમાં પ્રવેશ કરીને ભૂમા પુરુષના લોકમાં જઈને એ બ્રાહ્મણના પુત્રને લઈને પાછા આવ્યા હવે કહો જો એ ભગવાન દિવ્ય ન હોય તો આ ઘોડા આ લાકડાનો રથ એ માયાની પાર જાય કારણ કે માયાનું કાર્ય માયામાં સમાઈ જાય આપણે ગમે તેટલો દડો ઉછાળીએ ચંદ્ર ઉપર વ્યો જાય એ ભાઈ અહીં કોઈ બોલ માર્યો હશે કે ભાઈ એને શિક્ષર મારી નહીં તો ચંદ્ર ઉપર ગઈ એવું બને જ નહીં કારણ કે ખેંચાઈને પૃથ્વી ઉપર જ આવવાનું છે પણ કાંઈક એવો ફોર્સ મારે તો યાન પહોંચી જાય છે કે નહીં તો એ ત્યાં આટા મારે છે લ્યો ચંદ્રયાન ઉપર દડો ન જાય હું તમે ન જવા દઈએ કોઈ નાખીએ તો ત્યાં ન જાય નહીતર તો આપણે ત્યાં બધું સોનું ગોઠવી દઈએ પણ યાન પહોંચી જાય છે ને કંઈક એવા ફોર્સ મારે છે ને ગ્રેવિટેશન ફોર્સ કાપી નાખે છે તો ભગવાન દિવ્ય હતા તો લાકડાનો રથ દિવ્ય થઈ ગયો તો ઘોડા પણ દિવ્ય થઈ ગયા અને માયા પાર પહોંચ્યા તો ઘોડાને રથ દિવ્ય થઈ જાય તો શ્રી કૃષ્ણ ભગવાન દિવ્ય હોય એમાં શું મોટી વાત છે માટે દેખાય છે આપણા જેવા પણ આપણા જેવા નથી પરણે છે સોળ હજાર એકસો ને આઠ રાણીઓ ને ઓહો અને છતાંય આપણા જેવા નથી અને તમે એકને પરણો ત્યાં માયા ભરખી જાય કારણ કે મૂર્તિમાન માયા હોય જે દિવ્યતા થોડીક હોય ને એ ગાયબ થઈ જાય આ સોળ હજાર એકસો આઠ ને પરણે જતા કોઈ માયા અડતી નથી એટલે તમે પરણો ને એ પરણે એ બે સરખું નથી એ જુદા છે અને સોળ હજાર એકસો આઠ રાણીઓ અને પાછા દરેકને દસ દસ પુત્રો હતા દસ દસ બોલો એક લાખ કેલ્ક્યુલેશન બોલતા શરમ આવે આવડો પરિવાર હતો એનો અને છતાં દિવ્ય જ હતા આપણા જેવા નથી શ્રીજી મહારાજ ને કચ્છના તેરા ગામમાં બેઠા હતા રાતે બધી કથા વાર્તા થઈ મોડી રાત થઈ ગઈ અરે હરિભક્તો પાર્ષદો બેઠા હતા અડધી રાત ભાંગી તો ભગવાન તો ભાઈ અલમસ્ત જાતિ છે ને બધા ભક્તોને કે બસ હવે અમારે જવું છે અમારે નીકળવું છે અરે મહારાજ હવે અત્યારે દરવાજા બંધ થઈ ગયા ત્યારે તો બધા ગઢ બંધ થઈ જતા ને કિલ્લાઓ હવે તો જ્યારે એ દરવાણી ચોકીદારો દરવાજો ખોલે ત્યારે ગમે તેમ કરે તો દરવાજો ન ખુલે હવે ન નીકળાય મહારાજ હવે તો સવારે મહારાજ કે ના મારે તો જવું છે અરે બાપા તો ક્યાં જાય છો જવું જ છે હાલતા થઈ ગયા હવે બીજા પાછળ પાછળ તો હાલવું જ પડે બધા હાલ્યા અમને હતું કે હમણાં દરવાજા બંધ છે આગળ કરી પાછા આવીને વેન કર્યું છે આવીને પાછા ગોધડું ગોધડું હોઈ જાય એટલે હવ બધા સમના સમના સમના કરતા પાછળ પાછળ હાલ્યા પણ ભાઈ એ દરવાજા બંધ ગઢ એમનેમ બધા બહાર નીકળી ગયા ઐતિહાસિક ઘટના બધા બહાર નીકળી ગયા મહારાજ કે કહેતા હતા ને બંધ છે મહારાજ બંધ તો છે પણ તમે નીકળ્યા ચીમ મહારાજ કે એ જ અમારે કેવું છે તમે અમને જમાડો ત્યારે અમે જમીએ છીએ તમે અમને પાણી પાવો ત્યારે પાણી પીએ છીએ તમે અમને ઓઢાડો ત્યારે અમે ઓઢીએ છીએ એટલે એમ માનતા નહીં કે અમે તમારા જેવા છીએ આ ભેળા રહ્યો ને એટલે તમને એમ થાય કે આ તો બધું આવું જ છે એમ પાંચ રૂપિયા મૂકીએ કઈ મૂકો તો ગુલાબ મૂકો ફૂલ મૂકો ફળ મૂકો તમે રાજી થાય હો હો બહુ સરસ પપૈયું લાયા એટલે તમને એમ થાય કે મારા પપૈયું બહુ ભાવતું લાગે છે પણ મહારાજને કઈ પપૈયું ભાવતું નથી પપૈયા આપણા જેવા નથી દેખાય છે આપણા જેવા આકાર પણ છતાં દિવ્ય છે માઇક નથી હવે હજી સરસ વાત કરે છે કેવી કેવી આ સાકાર સ્વરૂપની ઉપાસના ઉપાસના સાકાર સ્વરૂપ સમજાતી નથી ને એટલે આ બધા ખંડન કરી નાખે છે આકાર માત્ર મિથ્યા તો તું હું કમાઈ બેઠો છો એ સાકાર રૂપે જ બેઠો છે માયાના આકાર મિથ્યા પણ ભગવાનનો આકાર છે એ મિથ્યા નથી એ દિવ્ય છે બહુ સરસ આ વચનામૃતમાં એટલું બધું જ છે મીઠાશનું ભર્યું છે બહુ મજા છે એટલે હવે આ પ્રશ્નને હજી અહીંથી આ ત્રીજો પ્રશ્ન છે ને એને મહારાજ બહુ સરસ વિસ્તાર કરે છે આપણે કહે છે ને ભગવાનનો અમને બહુ નિશ્ચય છે બહુ નિશ્ચય છે આ નિશ્ચય બહુ સમજવા જેવું છે હવે અહીંયા મહારાજ વાત કરે છે કે સારું અમે એ પક્ષનું જ ગ્રહણ કરીએ છીએ કે ભગવાન સદા સર્વદા સાકાર છે ને એને ભજને ઉપાસના કરીને જીવનું કલ્યાણ થાય છે એ આપણો જે મત છે એ સર્વશ્રેષ્ઠ શાસ્ત્રનો પણ મત છે ભાગવત ગીતા ઉપનિષદ વેદ બધાનો બરાબર છે હવે મહારાજ કે અમે તમને સંતો પૂછીએ છીએ કે એવા જે સદા સર્વદા સાકાર પુરુષોત્તમ નારાયણ કે જે સર્વત્ર વ્યાપક એવું જે અક્ષર બ્રહ્મ સર્વત્ર વ્યાપક નિરાકાર એવું જે અક્ષર બ્રહ્મ શબ્દ વાપરો જ છે સર્વત્ર વ્યાપક નિરાકાર એવું જે અક્ષર બ્રહ્મ તેથી પર જે પુરુષોત્તમ નારાયણ એ વ્યાપક અક્ષર બ્રહ્મના પણ અધિષ્ઠાતા એવા જે સદા સર્વદા સાકાર પુરુષોત્તમ નારાયણ જ્યારે પૃથ્વી ઉપર મનુષ્ય અવતાર ધારણ કરે મૂર્તિને ધારણ કરે અને એ પ્રત્યક્ષ ભગવાન મળે તે પછી સામે જ બેઠા છે અને કોઈ ભગવાનના જે ગોલોક વૈકુંઠ બ્રહ્મમોહન અક્ષરાધિક જે ધામ છે એ ધામને જોવાની કોઈ લાલચ રાખે તો એને નિશ્ચય છે કે નહીં આવો પ્રશ્ન જ પેલા આપણને સૂઝે જ નહીં અને આપણને તેમ થાય કે એ તો ભગવાનનું ધામ જોવાની કોઈ ઈચ્છા થાય તો એમાં શું વાંધો છે એ તો એકાંતિક કહેવાય તો જ આવી ઈચ્છા થાય નહીતર બધા કે અમારે તાજમહલ જોવા જવું છે અમારે આમ જોવા જવું છે કાશ્મીર જોવા જવું છે આ અક્ષરધામ જોવાનું ગોલોક જોવાનો સંકલ્પ કરે તો એમાં શું ખોટું છે એટલે મહારાજ કે જે ભગવાન સામે મળ્યા ત્યાર પછી આવી કોઈને લાલચ રહે ગોલોક વૈકુંઠાધિક ધામ જોવાની તો એને ભગવાનનો નિશ્ચય છે કે નહીં એ કહો એટલે સંતોએ કહ્યું મહારાજ એને નિશ્ચય નથી ના પાડી દીધી નથી નિશ્ચય કે ભગવાન મળ્યા પછી જેને એમ થતું હોય કે એક ભગવાનના ગોલોકાદિક વૈકુંઠ અક્ષરાદિક ધામ છે એને જ્યારે આપણે દેખીશું શબ્દ સમજવો એ ધામને દિવ્ય ધામને દેખીશું અને જ્યારે કોટી કોટી સૂર્ય સરખો પ્રકાશ છે એવો પ્રકાશ આપણે જ્યારે દેખીશું ત્યારે આપણું પરિપૂર્ણ કલ્યાણ થયું એમ જેને સમજાતું હોય એને ભગવાનનો નિશ્ચય જ નથી શ્રીજી મહારાજે સામે પ્રશ્ન કર્યો કે એણે ભગવાનના ધામ છે તો દિવ્ય છે ત્યાં રહેતારા મુક્ત છે એ પણ ચૈતન્ય મૂર્તિ દિવ્ય છે એ જોવાની એને લાલચ રાખી હતી એણે શું એવું કોઈ મોટું પાપ કર્યું કે તમે એમ કહો છો કે નિશ્ચય નથી એટલે સમજો કે પાપની વાત તો મહારાજ નથી પણ એ ભગવાનના જે ધામ છે ગોલોકાદિક અક્ષરાધિક ધામ એ ભગવાનના જ છે એટલે એના પ્રત્યે અરુચિ કે નફરત ઘૃણા ન હોય પણ એક ભગવાનને જ ઈચ્છે ભગવાન સિવાય બીજું કઈ ઈચ્છે નહીં એને અમે યથાર્થ નિશ્ચય વાળો કહીએ છીએ એટલે શ્રીજી મહારાજ કે જો માયિક પદાર્થની કોઈ ઈચ્છા કરે તો એને નિશ્ચયમાં ખોટ છે એ સમજી શકાય માયિક પદાર્થ લૌકિક હોય એવી ઈચ્છા કોઈ કરે તો એ ભગવાનને ઓળખ્યો જ નથી વિવેકાનંદજી રામકૃષ્ણ પરમહંસે દેવી માતાજી પાસે મોકલ્યા ને જા તારે બહુ ભૂખમરો હોય ગરીબી હોય નોકરી ન મળતી હોય ધન દ્રવ્ય જોઈતું હોય તો જા માતાજી પાસે હું પગથી બેઠો છું માગ્યા ત્રણ વાર ગયા પણ કંઈ માગી શક્યા નહીં ભક્તિ આપો જ્ઞાન આપો ને વૈરાગ આપો ને એવું જ માગ્યું એટલે રામકૃષ્ણ પરમહંસે કીધું તું હવે મારા કામનો છે અને આપણને તો કોઈ ભગવાન કે સાધુ એમ કોઈક માગી લ્યો કે હું જોઈ માગી લ્યો તો કે રૂપિયાનો ઝાડું જ દઈ ગયો એવું જ છે ને એવું જ માગે ને ત્રણ જણા બેઠા બેઠા આવે ગલે તલે રાતે તળાવની પાળે બેઠા છે તો કે માન કે માને આ માતા આશાપુરી ડેરી છે માતાજી અત્યારે રાતે પ્રગટ થાય તો એક જણો કે થાતા છે બીડીના ડુહાણા જોઈએ છે માતાજી પ્રસન્ન થાય એમ આપણે કઈ ભક્તિ કરીને અરે માનો સપોઝ એમ કે માતાજી આશાપુરા પૂરા છે પ્રગટ થઈ જાય અને કે માગો માગો તો તું શું માંગ અરે ઓલો કે હું તો જો વડલાનું ઝાડ છે ને એને બધા પાંદડા હો રૂપિયા નોટ થઈ જાય વડલાના પાંદડા દરેક પાંદ સો સો રૂપિયા નોટ બીજો કે તું શું માગ તો કે હું એ બધા પછી માતાજીને બધા રૂપિયા ભેળા કરી અને પેટી ભરી ગયો તો ત્રીજો કે તું શું માંગ તો કે હું પછી કોઈ પેટી તાળું માં ચાવી મને દઈ દો ઓલા બે જણા કે અમે મૂર્ખા માગ્યું તું બધું લઈ જાય એમ કરીને બથો થાય લ્યો નહીં રૂપિયા નહીં માતા નહીં કાંઈ નહીં એમને એમને ધૂણી ધૂણીને મરી ગયા આ માગવાનો ખાલી આમ ઇમેજિનેશન કરે તોય ઝઘડો થાય છે તો આપણે માગવાનું કીએ તો શું માગીએ એમ એટલે માઇક જ માગીએ ને આપણે એ જ જોઈએ છે ને આમાં બધાને કેટલું કેટલું અધૂરું પીડ્યું છે કેટલું અધૂરું છે ઘણા નથી લગ્ન થયા એ માગતા છે થઈ જાય જેને થઈ ગયા છે છૂટાછેડા માગતા છે ઘણા છોકરા નથી એ છોકરા માગતા છે જેને છે એને એમ થાય છે કે આ ક્યાંક જાય તો સારું એટલે આપણે માઇક માગીએ તો ભગવાનનો નિશ્ચય નથી કારણ કે આપણે ભગવાનને ઓળખ્યા જ નથી ભગવાન પાસે શું મગાય એની પાસે શું છે ચિંતામણી પાસે કેમ ઉપયોગ થાય એ ખબર જ નથી તો માઇક પદાર્થ માગે તો એને નિશ્ચય નથી ભગવાનની ઓળખાણ નથી પણ આ તો દિવ્ય ધામ અને દિવ્ય મુક્તો છે ચૈતન્ય છે માયાથી પર છે અમાયિક છે એને જોવાની લાલચ રાખે એ દિવ્ય મુક્તોને દિવ્ય ધામને તો એમાં શું દોષ છે તમે એમ કહો છો કે નિશ્ચય નથી ત્યારે સંતો એમ કહ્યું કે મહારાજ એમાં એવું છે અમે તો એવું સમજીએ છીએ કે ભગવાન પૃથ્વી ઉપર જે જગ્યાએ બેઠા હોય જે સ્થાનમાં બેઠા હોય એ સ્થાનને અમે અક્ષરધામ સમજીએ છીએ અને એમની સેવામાં જે મનુષ્ય હોય સેવક એને અમે બ્રહ્મરૂપ સમજીએ છીએ માટે પ્રત્યક્ષ ભગવાનને દર્શને કરીને પોતાનું પરિપૂર્ણ સંપૂર્ણપૂર્ણ કામ પણ માને પર્યાપ્ત કલ્યાણ માને એને જ યથાર્થ નિશ્ચયવાળો અમે કહીએ છીએ અને આ જવાબ બિલકુલ સાચો છે અને અહીંયા પૂરું થઈ જાય છે પણ હજી શ્રીજી મહારાજને કંઈક સમજાવવું છે એટલા માટે વિસ્તાર કરે છે કે તમે એમ કહો છો કે અમે આ રીતે સમજીએ છીએ તો આમાં તો બહુ મોટી ભૂલ લાગે છે કારણ કે તમે જે એમ કહો છો કે જે આ માતીના ઘર છે એને અમે અક્ષરધામ માનીએ છીએ મનુષ્ય સેવકો છે એને અમે બ્રહ્મરૂપ માનીએ છીએ તો પેલું ક્યાં આ ક્યાં પેલું માયાથી પર છે ધામ અખંડ અને અવિનાશી છે ત્યાંના જે મુક્ત પુરુષો છે દિવ્ય પુરુષો છે એ બધા ચૈતન્ય છે અવિનાશી છે અખંડ છે એને અને આ તો બધા માતીના ઘર છે નાશવંત છે પડી જાય મનુષ્ય સેવક હોય એ પણ મરી જાય એના દેહ પણ નાશવંત છે તો બેને એક સમાન કેમ કહો છો પેલા અખંડ અવિનાશી છે આ નાશવંત છે ગમે તેવા ભક્ત મુક્ત સેવકો હોય તો એ દેહ તો પડી જવાના છે ગમે તેવું મકાન હોય અક્ષરોળી હોય તો એને પડી તો જવાના જ છે તો એ બેને એક કેમ કયો છો કઈ રીતે કહી શકો ત્યારે નિત્યાનંદ સ્વામી કીધું મહારાજ હવે તમે એનો ઉત્તર તમે કરો પછી શ્રીજી મહારાજે બહુ સરસ જવાબ આપ્યો કે સ્વામી એમાં એવું છે કે ભગવાન જ્યારે પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને પોતાના જે સેવામાં રહેલા અનંત દિવ્ય મુક્તો અને પોતાનું સઘળું ઐશ્વર્ય તે સહિત જ પૃથ્વી ઉપર પધારે છે કહેવાનું કે સામે જ બેઠું છે જે અક્ષરાધિક ધામ જોવા છે એ માનવ રૂપ દેખાય છે ને એની સાથે જ છે જે દિવ્ય મુક્તોને જોવા છે ને એની સાથે જ બેઠા છે જે ઐશ્વર્યો જોવા છે ને તો એ માનવરૂપ દેખાય છે એની સાથે જ છે પણ શ્રીજી મહારાજ કે એ કોઈના દેખ્યામાં આવતા નથી માણસ જેવા જ હોય ને દેખ્યામાં આવતા નથી સમજ્યામાં નથી આવતું એમ નથી કહ્યું એક એક શબ્દ ધ્યાનથી પકડવાનો દેખ્યામાં નથી આવતું સમજવામાં ના આવે એવું નથી કહેતા દેખ્યામાં ના આવે એ તો કોઈકને જયારે સમાધિને વિશે અલૌકિક દ્રષ્ટિ થાય સમજો ત્યારે એ જે સાવ માનવ મૂર્તિ દેખાતા ભગવાન હતા ને એને જ કોટી કોટી સૂર્ય ચંદ્રનો પ્રકાશ યુક્ત દેખે છે અનંત કોટી સૂર્યનો પ્રકાશ એ મૂર્તિ ભેળો જ દેખાય છે દ્રષ્ટિ બદલાય ત્યાં જ અને અનંત મુક્તો એ મૂર્તિની ભેળા જ દેખાય છે અને ભગવાનનું અક્ષરધામ જે જોવાની ઈચ્છા થાય છે ને એ ધામ પણ એ મૂર્તિ ભેળું જ ભાસે છે પણ બધાના સમજામાં કે દેખ્યામાં આવે દ્રષ્ટિ બદલે તો થાય એક પ્રોફેસર હતા ને અમદાવાદના છે તો એને થોડા સોજા ચડી ગયા હતા એટલે ગામડે ગયા છે તો કોઈ કીધું કે એને એલોપેથીની બહુ એલર્જી છે કે એ નથી લેવું એમ એટલે ગામડાનો કોઈ વૈદ હોય તો મળી જાય તો સારું એટલે ત્યાં જઈને મળ્યા છે કોઈ વૈદ્ય કીધું કે આમાં તો બહુ સાવ સહેલો ઉપાય છે સાટોડી સાટોડીના છોડવા આવે ને જોયા છે ના હોય એ સાટોડી છે ને એ અને ગામડામાં હાટોડી કહે એ સાટોડી એ છોડવાના મૂળિયા પાંદડા ડાંખડા એ બધું લઈ આવી એનો ઉકાળો કરી પંદર દી પીશો ને બધા સોજા ઉતરી જશે બીજું કાંઈ કરવાની જરૂર નથી ઓલો કે કેવું સારું લ્યો ઓલા પણ આપણે તો જાય સ્પેશિયાલિસ્ટ પાસે એટલે લગભગ પચાસ હજારના રિપોર્ટ કરાવે બધા રિપોર્ટ જોઈને પછી કે તમને કાંઈ નથી હા કેવું સારું સાટોડીના મસ્ત મૂળિયા છે ચા ડાખલા પાંદડા ઉકાળીને પી લ્યો સોજા મટી જાય એટલે એ તો પછી તાત્કાલિક નીકળવાનું હતું અમદાવાદ પાછો આવ્યો પણ હાટોડીને ઓળખે કોણ એટલે જેને તેને પૂછે કે ભાઈ હાટોડી ક્યાં હાટોડી ક્યાં બોલ્યો કે હાટોડી હું પ્રાણી છે કાંઈ હાટોડી હું કોઈને ઓળખાય ને પછી એમાં જેને તેને પૂછે એમાં કોઈ કીધું આ વસ્તુ એવી છે ને તું વનસ્પતિની વાત કરે તો હા તો એ છે ને તું ભરવાડને પૂછ એ ભરવાડ બધું ઓળખે એમાં ભરવા નીકળ્યો છે તેમાં ભરવાડ લાકડીને તે કે બકરા જતો ઊભો તો એટલે ઓલા કીધું ભરવાડભાઈ તો હા મને દવામાં વૈદે હાટોડી બતાવી છે તે હાટોડી મને બતાવો ને ભરવાડ દાંત કાઢી ગોટો વળી ગયો એ કે પ્રોફેસર સાહેબ તમે ઊભા છો ને તમારા પગમાં જ હાટોડી છે તમે ઊભા ત્યાં તમારા પગ પાસે જ હાટોડીનો છોડવો છે એને મૂળિયા હો તો ઉપાડી લ્યો ઘરે લઈ જાઓ ઉકાળીને પી જાઓ હો જા ઉતરી જાય છે પગમાં જ હતી આખું અમદાવાદ રખડતો પણ ઓળખાણ નહોતી શું હતું ઓળખાણ નહોતી એમ ભગવાન સામે જ બેઠા છે બધું જ ત્યાં જ છે પણ હવે સમજણ નથી ઓળખાણ નથી એટલે કે આમ દેખાય દીવો ત્યારે મારું કલ્યાણ થયું પણ અહીંયા જ છે સામે તારી બેઠા છે ને એ જ બધું જ છે હવે એ ચૂકી જાય તો ન મળે બહુ સરસ મીઠી એક વાત કહું વડતાલ પાસે સોજિત્રા ગામ છે આ બધી ઘટનાઓ બનેલી જ છે એટલે ત્યાં સોજિત્રામાં મહારાજ શ્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણ જ્યારે હયાત હતા ત્યારની વાત છે એ સોજિત્રા ગામમાં એક ઝવેર ભગત હતા ભગવાન રામચંદ્રજીના પરમ ઉપાસક ચોરે બેસે નિવૃત્તિ પરાય ભજનમાં રસ રામ રામ રામ રામ માળા કરે હેવા રામ રામ રામ રામ બસ જ્યારે જો ત્યારે એને રામની પાસે ભજન કરતા ભાળો તમે હવે વડતાલ મંદિર થતું હોય અને આખા પંથકમાં મહારાજ ફરતા હોય તેને ખબર ન હોય ભગવાન સ્વામિનારાયણ પંકાય છે આ પંથકમાં તે જોબન જેવો વડતાલ બહારવટીયો લૂંટારો એ એમનો આશ્રિત થઈ ગયો છે બધું જાણે છે હોય તો વડતાલ પંથકમાં બાજુ કેટલા ઉત્સવો સમયા થતા પણ કોઈ દિવસ સ્વામિનારાયણ પાસે આવે નહીં હશે ભગવાન હશે પણ મને તો રામ આયા સામે જ છે પછી હું એનો ઓગળી ગયો ભગત છું પછી મારે બીજી ગોતવાનું શું છે ભગવાન હોય તો બધું બધું એક જ તત્વ છે તો પછી ભાઈ આમાં ક્યાં જુદું કરીને જવું છે આપણે ક્યાં ક્યાં ક્યાં જવું છે આ બેઠા જ છે ને ભજન કરીએ છીએ એ હશે તો હશે આ છે આમાં ક્યાં ખોટું છે એટલે જાય નહીં કોઈ દી પણ પરોક્ષ અને પ્રત્યક્ષનો ભેદ છે પતિવ્રતા નારી ફોટાને પૂજે ને એનો ધણી રૂબરૂ પગથી આવીને ઉભો રહે એ બેમાં ભેદ કે નહીં જેને ઉપાસે છે એ આજે સામે છે પ્રતિમા હોય પ્રતિવ્રતાના પતિ એના પતિના ફોટાને જળ પીવડાવે ને થાળ ધરાવે ને આરતી ગતે દીપ ધૂપ કરે ને બધું કરે પગે લાગે સ્તુતિ કરે તમે મારે મારે સર્વસ્વ છો તમે મારા હું તમારી તમે મારા હું તમારી પછી વર્ષો જાય એટલે તમે તું નીકળી જાય મારા મારી રહીએ પણ પગથિયે જ જો એના પતિ આવ્યા હોય ત્યારે ફોટા પૂજે રાખે તો એ આ ઝવેર ભગતને કાંઈ સમજાય નહીં એટલે એ તો રામ રામ કરી રાખે એમાં એક દિવસ આમ બેઠા બેઠા રામની મૂર્તિની સામે જોવે અને માળા કરે ત્યાં રામચંદ્રજીની મૂર્તિ બોલી ઝવેર તું સ્વામિનારાયણનો ભગત થા આ જોવા મીડા કે મને આ મનમાં એમ ભ્રમ થાય છે કે કોઈ કઈ ભૂંગળા મરીને બોલે છે અને જ્યારે બાજુ જોવા મળે પાછા મૂર્તિ આમ જોવે મૂર્તિ રીતે હું તને કહું છું ઝવેર તું સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત થા એ કાલે એના સાધુ તારા ગામમાં આવશે એને મળજે ની જે કેમ એમ કરજે હવે આમ રૂબરૂ રામચંદ્રજી આમ વાત કરી હવે ઝવેર ભગત ક્યાં જાય જાય ક્યાં અરે પ્રભુ શું કહ્યો હા આશ્રય કરી લે અત્યારે પ્રત્યક્ષ છે ભલે મહારાજ મૂર્તિ સ્થિર થઈ છે કેવા ભક્ત છે એની અરે પથ્થર મૂર્તિ પણ બોલે આપણી અરે હાલતો ચાલતો માણસ પણ ન બોલે ઝવેરભાઈને એમ થઈ ગયો ક્યારે રાત પૂરી થાય ક્યારે સવાર પડે ક્યારે દિવસ થાય અને મારા રામે કહ્યું છે સાધુઓ ક્યારે આવે હું ગામને ગોંદરી આટા મારું સાધુ આવે પગ પકડી લઉં ભગવાને કહ્યું રૂબરૂ એટલે રાહ જોયા રાખે આખી રાહ તેમને ઘૂમ્યા રાખે સવાર થયો સૂર્યોદય થયો અજવાળું થયું થોડો થોડો સૂરજ ચડ્યો ને એમાં વડતાલથી સુકાનંદ સ્વામી સાત આઠ સંતો સાથે એ સોજિત્રા ગામના પાદરમાં થઈને આવ્યા અને સાષ્ટાંગ દંડવત કરીને પગમાં પડી ગયા સુકાનંદ સ્વામી હા હા હા ભગત રાખો રાખો રાખો તિલક ચાંદલો આવું બધું હોય નહીં એટલે એમ લાગે જ ખરો કે સામાન્ય રીતે કોઈ પણ ભાવિક ભક્ત છે રાખો રાખો ભગત રાખો અરે મહાબાપ તમે મારે ઘરે પધારો અને મને શરણે લ્યો સ્વામી કે આ હું પરબારું આવ્યું પણ હવે ઘટના તો ખબર નહીં ઘરે લઈ ગયા સંતોને ભોજન પ્રસાદ આસર બધું આપ્યું અને સત્સંગ કર્યો પણ વાતો સાંભળીને દર્શન થયા અને ઝવેર ભગતને ટાઢું થઈ ગયું એ તો છે જ ને ભાઈ આઈસ્ક્રીમની ગમે એટલી માળા કરો ટાઢું ન થાય ice cream Vadilal ice cream Vadilal ice cream ગો ગો ગોકુલ આઈસ્ક્રીમ પણ ટાઢું થાય પણ એકાદો કોઈ કપ આપી દે તો દૂટી ઠરી જાય ને પાર્ટી હાલતી હતી ને તો ઓપનિંગ હતું એટલે પછી બધા બેઠા હતા તેમાં આઈસ્ક્રીમ સર્વ થતો હતો બધા આઈસ્ક્રીમ આવતા ભરવાડ હતો હાવ પેલો ગામડેથી આવ્યો છે આ બધું જોઈ રાખે આમ લાકડી ટેક ઉભો ઉભો આ બધા શું કરાય આ ધોળું ધોળું ગુસ્તા જેવું શું ખાય છે એવું એને કઈ જોયેલું નહીં અને એમાં પેલા પીરસાવાળાને એમને જોઈ ગયા કે ભરવાડને આશ્ચર્ય લાગતું લાગે છે ને એને કે ભાઈ બે બે બે જાય એટલે એ ખુરશી ઉપર ભાઈ લાકડી ખોડીને બે ગયો ભરવાડ એને કપ દીધો એટલે લઈને આમ લઈને ઓલા ખાતા તેમ જોઈને પછી આમ મૂક્યો અને ખુશ થયો કાંઈ ભરવાડ જિંદગીમાં પહેલી વાર જિંદગીમાં આમ મૂક્યા ભેળો તો આમ વયું ગયું શેરડા પાડતું ગયું ઠેઠ ઓલો ભરવાડ એવો ખુશ થાય ઓલા બધા કે કેમ ખુશ થાવ અરે વાત મૂકી દો પદાભાઈ અરે પણ હું હકાભાઈ વાત કરો અરે વાત મૂકી દો પણ અરે પણ કયો તો ખબર પણ અરે વાત એમ છે આ વાત એમ છે કે આ હાવ ઠરી ગયો છે તો આવો છે તો ગરમા ગરમ કેવો છે હે ઈ પદાભાઈ મને તમે કહો આ હાવ ઠરી ગયો તોય આવો છો તો ભલામણા ગરમા ગરમ તો ચીવો હશે કે ગરમા ગરમ માં હવાદ જ ન હોય પણ એ હકાભાઈ ને સમજાવે કોણ એટલે માળા કરે કઈ ટાઢું થાય હા મેં મળે હવે ટાઢું થઈ ગયું સુખાનંદ સ્વામીની વાતો સાંભળી વર્તમાન લીધા કંઠી પહેરાવી સ્વામિનારાયણની માળા આપી ઝવેર ભગતે માંડીને વાત કરી કે મને રામચંદ્રજી ઓળખાણ કરાવી છે એટલે રામચંદ્રજી પણ મારા ગુરુ અને તમે પણ મારા ગુરુ મારે બે ગુરુ પછી સ્વામિનારાયણ સ્વામી ભજન કરતા થયા મહારાજ જયારે વડતાલ આવે ત્યારે ખબર પડેલો દોડીને આજે સોજિત્રામાં પણ મંદિર છે આજે વાત છે ઐતિહાસિક છે ઐતિહાસિક બનેલી ઘટના છે સોજિત્રામાં આજે પણ સ્વામિનારાયણનું એ ભગતે બનાવેલા બધા સરસ મંદિર છે કે જ્યાં ઝવેર ભક્ત માળા બેસીને પછી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા એકવાર વડતાલ મહારાજ આવ્યા હવે જોજો મંદિરનું બાંધકામ ચાલે ચોકમાં કામળી પાથરેલી એના ઉપર મહારાજ બેઠેલા ઝવેર ભગત બાજુમાં બેઠેલા એ વખતે હીરા કડિયા આવ્યા બાંધકામનું કરતા તે એને કાગળ બતાવ્યો મહારાજને પૂછ્યું કે મારે આનું કેમ કરવું આનું કેમ કરવું એટલે મહારાજ એ વખતે શેરડી જમે પગ ઉપર આમ પગ મૂકેલો અને હીરા કડિયાને આમ આંગળીથી ધૂળમાં લીટા કરીને બધું બતાવે કે અહીંયા આમ લેવું આ દિવાલને આમ લેવી આ પિલરને આમ લેવો એમ બધું બતાવે ધૂળમાં લીટા દોરી દોરી હીરા કડિયાને આ બધું તો લાંબુ લાંબુ હાલે આ બાંધકામનું તો એવું છે ને બધું આમ ખોંચો નીકળે આમ થાય આઈ નોડે ને બધું બધું હાલે રાખે આમાં હાલે રાખે ઝવેર ભગતને તેમાં કઈ રસ નહીં એટલે વચ્ચે સેજ મહારાજ વડે હીરા કડિયા કઈ આમ હમતા છે મહારાજ આમ શેરડી જમતા જમતા બેઠા છે એટલે ઝવેર ભગતે મહારાજને મોકો જોઈને પૂછ્યું કારણ કે આ વિચિત્ર લાગે ને એને ભગવાન થઈને લીટા દોરીને શીખવાડે એટલે ઝવેર ભગતને એમ થયું કે આ બધું શું એમ એટલે કીધું મહારાજ શું છે તારે કઈ પૂછવું છે હા મારે પૂછવું છે પૂછવું અત્યારે અક્ષરધામમાં ભગવાન શું કરતા છે એ મને કયો અત્યારે અક્ષરધામમાં ભગવાન શું કરતા છે એટલે મારા શેરડી જમતા જમતા કે જો કામળો પાથરો છે શેરડી જમે છે અને હીરા કડિયાને મંદિરનું બાંધકામ સમજાવે ધૂળમાં લીટા દોરીને એટલે જવેર ભગત કે મહારાજ હું આઈનું નથી પૂછતો આઈનું તો મને દેખાય છે એમાંથી તો મને પ્રશ્ન ઉઠ્યો છે અક્ષરધામમાં અત્યારે ભગવાન શું કરતા છે ફરી વાર પૂછ્યું મહારાજ કે બસ કામળી ઉપર બેઠા છે શેરડી જમે છે ને હીરા ખડિયા ને મંદિરનું બાંધકામ ધૂળમાં લીટા દોરીને બતાવે છે એ બે વાર આવો જવાબ દીધો મારે ત્રીજી વાર તો હિંમત જલ્દી કરે નહીં પાછો વળી મોકો મહારાજ પ્લીઝ <laughs> તમે મને એ કહો ને કે અક્ષરધામમાં અટાણે ભગવાન શું અત્યારે ભગવાન શું કરતા છે મહારાજ કે મારા વારે વારે પૂછાપૂછ કરે તે અક્ષરધામનું રૂપ અને આ મૂર્તિ બે જુદા છે બે એક જ છે બે એક જ છે જુદું છે અક્ષરધામ અને અક્ષરધામની મૂર્તિ એ જુદું છે આ મૂર્તિમાં એમાં કોઈ ભેદ નથી હવે આ તો શોકિંગ કરે ને આમ આજ એટલે જવેર ભગત આમ કર્યું આમ એમ આ બે એક આમાં જુદું નહીં એમ આમ કર્યો એમ એમ કરીને મહારાજને સામે જોયું ને એની એવી રીતે એમ એટલે મહારાજે આમ સામું જોયું આમ ઝવેર ભગત કર્યું ને એમ એટલે આ માંદોડી લઈને આમ સામે જોયું એ સામે જોયું પડળ હટ્યા અને કોટી કોટી સૂર્યનો પ્રકાશ ઝવેર ભગત જોઈ રહ્યા બધું જેમ અર્જુનને નહોતો દેખાડે વિશ્વરૂપ અનંત કોટી સૂર્ય ઉગે એવો પ્રકાશ અક્ષરધામ દિવ્ય મહેલો દિવ્ય ઐશ્વર્યો દિવ્ય મુક્તો દિવ્ય પાર્ષદો આ હા હા અને ઝબેરભાઈ તો ઓહો ઓહો ઓહો એને તો સિંહભાઈ કઈ રીતે ઓહો ઓહો ઓલો હીરા કડિયાને કાંઈ દેખાય નહીં પાછું આ એટલે હીરા કડિયા બોલ્યા ને કે સાનું મનો રે ને હું ઓહો ઓહો ઓહો આ સમજાવા દે ને વચમાં ઓહો પણ આ તો એક જ હો પણ આમાં કઈ બીજું યાદ જ આવે ને ઓહો ઓહો ઓહો અને હીરા કડિયા ઢોહા મારે બંધ થાય મહારાજ ને વાત કરવા દે હું ઓહો ઓહો જોઈતો એટલે હીરા કડિયાની આ તકલીફ જોઈને મહારાજ તરત જેવી આમ નજર કરીને બધું બંધ થઈ ગયું ચોધા રાસુએ ઝવેર ભગતે મહારાજના પગ પકડી દીધા મહારાજ તમે મારી કચાશ કાઢી નાખી મને જે આપનામાં થોડો મનુષ્ય ભાવ હતો થોડોક માઇક ભાવ હતો આ તો એ જ છે મહારાજ કે જરાય ભિન્ન નથી એટલે જ્યારે દ્રષ્ટિ પલટાય ત્યારે એની જ મૂર્તિ કોટી કોટી સૂર્યના પ્રકાશ યુક્ત ભાવશે એની મૂર્તિની સાથે અક્ષરધામ અનંત મુક્ત એની સાથે સાથે ભાવશે પણ એ સતત એવું રાખતા નથી દ્રષ્ટિ પલટાય ત્યારે એટલે આપણા જેવા દેખાય પણ આપણા જેવા નથી એટલે જોવું છે અક્ષરધામ પામવું છે અક્ષરધામ પામમાં છે દિવ્ય મુક્તો દિવ્ય મુક્તોના દર્શન કરવા છે તો આમ જોઈએ મેળ નહીં પડે સામે બેઠા છે એમાં નિષ્ઠા થાય એમાં જોડાય તો થાય સામે બેઠા છે એમાં નિષ્ઠા આવતી નથી તો ઉલટાનું નહીં થાય કારણ કે જે સોર્સ છે ત્યાં જ નિષ્ઠા થતી નથી તમારી સામે જ આઈસ્ક્રીમ મૂક્યો હોય તો કે આઈસ્ક્રીમ કેવો હોય આઈસ્ક્રીમ કેવો મીઠો હોય ભલે કે સામે પેલો ચાખી જો ને તો કે નહીં મને પેલા એ નક્કી કરી લેવા દો આઈસ્ક્રીમ કેવો હોય આઈસ્ક્રીમમાં કેવા મસાલા હોય મારે બીજું શું સામે છે એમાં નિષ્ઠા થાય કામ થઈ જાય એટલે ચૂકની આ વાત છે કે સામે બેઠા છે એમાં મન હટી જાય છે અને બીજું જોવાની લાલચ રહે છે એટલે એને એ નહીં મળે આ નહીં મળે બે જશે એટલે સામે બેઠા છે એમાં નિષ્ઠા થાય જિજ્ઞાસા અલગ વસ્તુ છે પર્વતભાઈને જિજ્ઞાસા જ થઈ કે ઋષિ અવતાર કેવો દેખાતો છે એમાં દોષ નથી જિજ્ઞાસામાં દોષ નથી આપણને બેઠા બેઠા જો કે આપણને થાય નહીં આવું અક્ષરધામ કેવું છે ના તો આપણને એવા હોય કે આ ચારસો વાટનો પ્લોટ લીધો છે એમાં બંગલો કેવો દેખાશે એવું દેખાય અક્ષરધામ કેવું છે ને એવા તો ક્યારે સપના ન આવે થાય છે બંગલા ન હોય તો દેખાય સપનામાં એટલે પર્વતભાઈને એમ થયું કે ચોવીસ અવતાર ભગવાનને ધાર્યા છે તો નરસિંહ અવતાર કેવો હશે આવી જિજ્ઞાસા થઈ ખેતરે હળ હાંકતા હાંકતા એટલે જિજ્ઞાસામાં દોષ નથી ત્યાં તો ચોવીસે અવતાર એને દેખાયા ભગવાન સ્વામિનારાયણ ચોવીસ અવતારો પાછા લીન થયા પરોતભાઈ પગમાં પડી ગયા મહારાજ તમે તો સંકલ્પ જાણીને મને આ દર્શન જિજ્ઞાસામાં દોષ નથી પણ દોષ ક્યાં છે કે જ્યાં સુધી મને એ દેખાયું નથી ત્યાં સુધી મારું હજી પરિપૂર્ણ કલ્યાણ થયું નથી એવી સમજણની કચાશ છે એ દોષ છે પરોધાન એમ થતું નથી જ્યાં સુધી હું ચોવીસ અવતારને ન જોઉં ત્યાં સુધી મારું કલ્યાણ નથી એવું નથી ખાલી જિજ્ઞાસા કેવો નરસિંહ અવતાર અડધો માણસ અડધો પશુ તે દેખાતો કેવો હોય છે થાય તો કરું ને એમ જિજ્ઞાસા આખો દિવસ ભગવાનના જ વિચારો કરતા છે ને ત્યારે ખેતી કરતા કરતા આજ થઈને મારો ચોવીસ અવતાર એમાં નરસિંહ અવતાર તો સમજાતો જ નથી કે અડધું માણસનું શરીર અડધું પાછું પશુનું નરસિંહ સિંહનું તે લાગતો કેવો હોય છે આમ એવું એમને વિચાર છે મહારાજ કે લાગતો હું જોઈ જ લ્યો <laughs> જોઈએ જ લ્યો કેવો હોય એમાં દોષ નથી જિજ્ઞાસામાં દોષ નથી પણ કલ્યાણનો સંશય હોય તો કચાશ છે હવે આપણે તો સામે છે નહીં અવતાર એટલે આ કઈ માથાકૂટ છે જ નહીં ને એટલે શું આ નકામી ચર્ચા કરી આવું ખોટી કરી ક્યાં છે સામે આ કોઈ કડાકૂટની જ ક્યાં વાત છે આપણને ના આપણા માટે કામની એ છે હવે કે અવતાર રૂપે ભલે સામે નથી પણ એ જ નિષ્ઠા મૂર્તિમાં હોવી જોઈએ મૂર્તિ રૂપે દેખાય છે આરસ પથ્થર દેખાય છે તો કચાશ છે ચિત્ર પ્રતિમા દેખાય છે તો કચાસ છે પણ એ મૂર્તિને એટલા પ્રત્યક્ષ ભાવથી છે કે જાણે મારો પ્રભુ સાક્ષાત બેઠો છે એ જ રીતે એને થાળ ધરાવે એ રીતે એને જળ ધરાવે એ રીતે એની સેવા કરે ઋતુ ઋતુના અને એ મૂર્તિના ભજન એ મૂર્તિનો નિશ્ચય એ મૂર્તિનું દર્શન એને કરીને જ પોતાનું પરિપૂર્ણ કલ્યાણ માને પણ બીજું કાંઈ છે નહીં એ નિશ્ચય વાળો છે તો કોઈને એમ થાય કે શું પછી ભગવાન સાક્ષાત આવીને એની સામે દર્શન આપે એવી ઈચ્છા ન કરાય કરાય મીરાબાઈએ કરી જ છે હેરી મેં તો પ્રેમ દિવાની મેરો દરદ ન જાને કોઈ દરદ કી મારી મેં બન બન ડોલો બેદ મિલ્યો નહીં કોઈ मीरा की पीर पीर मिटे तब जब वैद सांवरियो हो हेरी मैं तो प्रेम दीवानी मेरो दर्द न जाने को મીરા ઝંખે છે એ ભક્તિભાવ છે પ્રેમની એટલી ઉત્કટતા છે કે એને એને સામે બેહવું છે એની સાથે વાત કરવી છે એના ગાલ ઉપર ટાપલી મારવી છે એને ભૂજામાં લઈને એને ભેટવો છે આ તો પ્રેમની પરાકાષ્ઠા છે લાડ છે પણ મીરાને સંશય નથી કે જ્યાં સુધી કૃષ્ણ મારી એને વાતું ન કરે ત્યાં સુધી મારું કલ્યાણ નથી એવું મીરાન નથી થતું કલ્યાણ તો ત્યારનું થઈ ગયું જ્યારથી એને એને ભગવાનમાં હેત થયું ત્યારથી મારું કલ્યાણ છે બાકી સંશય નથી નરસિંહ મહેતાની એમાં એક દામોદર આવીને દર્શન આપે ત્યારે જ મારું કલ્યાણ છે કલ્યાણ તો જ્યારથી એના ચરણમાં માથું મૂક્યું ને એને સ્વીકાર્યો ત્યારથી જ કલ્યાણ થઈ ગયું છે એટલે આ વચરામાં બોતેરમાં શ્રીજી મહારાજ એક પ્રશ્નમાં એક કીધું ને કાકાભાઈ પ્રશ્ન પૂછ્યો કે મહાત્મય સહિત જે નિશ્ચય હોય ભગવાનનો એના શા લક્ષણ છે અને મહિમા વિનાનો નિશ્ચય હોય એના શા લક્ષણ છે તો કે જેને મહિમા વગરનો નિશ્ચય હોય એને એવા સંકલ્પ થાય કે ભગવાન મળ્યા છે સત્સંગ મળ્યો છે સાધુઓ મળ્યા છે નામ જપ મળ્યું છે મૂર્તિનો આશ્રય મળ્યો છે પણ શું જાણીએ કલ્યાણ થશે કે નહીં થાય તો હજી એને ભગવાનનો મહિમા સહિત નિશ્ચય નથી પણ જેને મહિમા સહિત નિશ્ચય હોય ને એમ થાય કે ભાઈ જે દિવસથી સત્સંગ મળ્યો જે દિવસથી આશ્રય કર્યો જે દિવસથી વર્તમાન ધાર્યા જે દિવસથી જપ લીધા જે દિવસથી પૂજા લીધી જે દિવસથી ભગવાનનો સંતોનો આશ્રય કર્યો તે દિવસથી જ મારું કલ્યાણ થઈ ગયું છે અને જે કાંઈ સાધન કરું છું એ તો ભગવાનને રાજી કરવા માટે કરું છું અને મારા કલ્યાણની ક્યાં વાત છે મહિમા સહિતવાળા નિશ્ચિનીઓ છે કે મારું દર્શન કરે મારું કોઈ વચન માને એનું કલ્યાણ થઈ જાય તો મારું કલ્યાણ ન થાય એમાં શું કેવું થાય જ એમાં કહેવાનું હોય ગાધડકા ગામ છે ને ત્યાં ગોવિંદ દરજી હતા કપડાં સીવે એવા ગેલમાં કપડાના ટેકે ટેકે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરી રહ્યા આખો દિવસ આમ નાચતા હોય હંચામાં કામ કરતો નાચતો જ આમાં પેડલ મારવા એટલે એને બહુ તાલ આવતો ભજન કર એટલે કોઈ એને પૂછે હે ભગત તમે આ આખો દિવસ આમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બધું કરી રાખો છો બીજો કોઈ ધર્મ તમે સામું જોતા નથી બીજે કોઈ આમાં તમે બીજે કોઈ કરતા આ એક જ સામે સામે કરી રાખો તમારું કલ્યાણ થશે દરજી કહે ગોવિંદભાઈ દરજી કે અલ્યા મારા કલ્યાણની ક્યાં વાત કરસ તો એ મારું સિવેલું જેણે જેણે લુગડું પહેર્યું છે એ બધાનું કલ્યાણ કેવા હશે બોલો જાણે અજાણે ગમે તેવા પાપીએ પુણ્યશાળીએ જેને આશ્રય હશે નહીં હોય જેને પણ મારા હાથનું સીવેલું જેણે જેણે કપડું પહેર્યું એ બધાનું કલ્યાણ થવાનું છે તો મારા કલ્યાણની જ ક્યાં વાત છે કેટલો મહાત્મય સહિત નિશ્ચય હશે એટલે મૂર્તિનો એવો આશ્રય કે એ સિવાય બીજું કંઈ એને ઈચ્છે નહીં આવી દ્રઢતાથી એનો નિશ્ચય હા મેં મૂર્તિમાં અને શ્રીજી મારે પ્રથમના નવમાં કીધું છે કે મૂર્તિને મૂકીને ગોલો વૈકુંઠાથી કે ધામ જોવાની જે લાલચ રાખે એમ એ છે કે ત્યાં સુધી મારું કલ્યાણ થયું નથી તો મહારાજ કે એની આ મુખથી તો વાત જ સાંભળવી નહીં કે એ બધા ધામ ને દિવ્ય સ્વરૂપ દેખાયું નથી ત્યાં સુધી મારું કલ્યાણ નથી થયું તો એના મુખની તો વાત જ સાંભળવી નહીં કારણ કે એને મૂર્તિનો જ નિશ્ચય નથી દર્શન મૂર્તિને દર્શને કરીને જ કલ્યાણનો ભાવ જાગવો જોઈએ પછી તેજ દેખાય મૂર્તિ પછી તેજોમય દેખાય એ પછી બીજી વાતો છે કલ્યાણમાં સંશય આશ્રયથી છે એટલો પાક્કો થઈ જવો છે અને નવી નવાઈ તમને લાગશે પ્રથમના ઓગણપચાસમાં શ્રીજી મહારાજ એમ કીધું ભગવાનની મૂર્તિ વિના ગોલોક વૈકુંઠ આદિ ધામ દેખાય તો પણ એ અંતરદ્રષ્ટિ નથી બહિર્દ્રષ્ટિ છે ભગવાનની મૂર્તિ દેખાય એ જ અંતરદ્રષ્ટિ છે આવો ભગવાનની મૂર્તિને વિશે દ્રઢ નિષ્ઠા નિશ્ચય હોય એને યથાર્થ નિશ્ચય કહેવાય છે ને સમજવા જેવું જીવનમાં કલ્યાણ માટે હા હવે એક વાત સરસ કરે છે ભાઈ કે એ ભગવાન મનુષ્ય રૂપે દેખાય છે એની સાથે અનંત અક્ષર મુક્તો છે દિવ્ય મુક્તો છે સેવામાં મુક્તો છે બધા છતાં પણ એ બધાની સેવાને અંગીકાર કરવાને બદલે અહીંયા માનવ રૂપે સામાન્ય ભક્તો મનુષ્યો છે એના ગાર માટીના ઘરમાં રહીએ છે અને એ જે અન્ન વસ્ત્ર ધૂપ દીપ આપે એ બધું પ્રેમથી અંગીકાર કરે છે નહીં સેવામાં તો કેટલા છે એને આપણું ભાવે નહીં આપણું રાંધેલું આપણને નથી ભાવતું રાંધી નાખ્યા પછી કે હા હા થોડુંક દુણાઈ ગયું બૈરા પિયર વહી ગયા પછી પુરુષને વળ ચડી જાય ને કે એ ગઈ છે ત્યાં હું આથોણું બનાવી નાખો ગાજરનું એટલે આવે એટલે એને એમ થાય કે આને કંઈક આવડે છે રિહાવા જેવું નહીં આ એની હાથે બધું કરી લેવા છે એટલે વળી ગાજર લઈ આવે સુતારે પછી મીઠું મીઠું ચડાવીને હુકાવેલા ફરજા હોય ને માથે હવે બૈરાઓને આવડતું હોય અથાણા બનાવતા અને એમાં સૌરાષ્ટ્ર કાઠિયાવાડના બૈરાઓને જે અથાણા બનાવતા આવડે એ ગુજરાતના ના આવડે માઠું લગાડતા ને વાત આવે છે બીજી યાદ પણ કરવી નથી એટલે એટલે ગાજર હુકવા પછી વધારે હુકાઈ ગયા પછી વરે બોળો બોળો ચડાવ્યો ને પછી મહેમાન આવ્યા ને પછી જમવા દીધા તો ગાજરના હારે જો જમો આપણે બનાવ્યું છે અરે ઓલા સાવેરા તૂટે નહીં ઉંદડાની પૂછડી જેવા વળ લઈ ગયા તાણે તાણે તો ચોકઠું બાય હારો હાર આવે આમ બોલો તો ગાજર બટકું થાય નહીં આમ કેમ થઈ ગયું તો કે વધારે હુકાઈ ગયા ને ભાઈ વધારે હુકાઈ ગયા હોય ને તો પછી જેને આવડતું હોય ને એને આવડે કે એને કેમ નરમ કરવા આવડક જોઈએ ને એટલે મારું ટૂંકમાં કહેવાનું આપણું રાંધેલું આપણને નથી ભાવતું તો ભગવાનને ક્યાંથી ભાવે છતાંય પણ એ સ્વીકારે છે બોલો એ કઢીમાં મસાલો હોય ન હોય રોટલી હરખી હોય ન હોય જે થાળ ધરાવો જમો થાળ જીવન જામ પણ કોઈ દી બોલ્યા કોથમરી આટલી ન ખાય આટલું બધું ન ખાય તમાલના પાંદડા આમાં માથે તરે છે દાળ દેખાતી નથી આમ હરખું કરો અથાણાનો આવડો મોટો કટોરો ભરો છો તો આટલું ખાવાનું હોય શાક છે બે ચીરી મૂકો પણ રોજ આટલું એટલું અને બપોરે મૂકવાનું હોય હાંજે મૂકો છો અને હાંજે મૂકવાનું હોય તમે બપોરે મૂકો છો કોઈ દી બોલે ઘણા તીખું બધું હોય ને એ બધું બપોરે ધરાવે ને હાંજે બધું ગળ્યું ગળ્યું ધરાવે શિયાળામાં મુરબો નાવું એવું બધું ધરાવે ઠાકોરજી જોઈને ક્યાં મને હું તમારે શરદી કરાવું છું પણ એ પોતાને કેમ ભાવે ખાય એ વિચાર કરે તો મૂર્તિની સેવા થાય ને આવડો મોટો લોચો ભરીને મૂકી દે લે ઠાકોર ખા ઠાકોર કે ખાવ તું નથી ખાતો હું ખાવ એટલે મહારાજે પોતાને ભાવતા ભોજન માનસી પૂજામાં ધરાવે વિચાર કરે હું અથાણું મૂકું છું એ મન ભાવે છે મને અત્યારે શું રુચિ થાય તો દોડીને બે મરચા શેક્યા હું એક જરા પાપડ શેક્યા હું એક જરા મરચાને જરા બોળો ભરીને તાજું તાજું મરચાનું અથાણું બનાવી નાખું મને રુચિ થાય છે તો એ મૂકું આમ સેવા થાય એટલે આપણને નથી ભાવતું છતાંય ભગવાન બધી સેવાનો અંગીકાર કરે છે ને કૃપા કરીને શા માટે કરે છે મહારાજ કે પોતે દિવ્ય જે મુક્તો છે ને એની પંક્તિમાં આપણને ભેળવવા માટે સ્વીકાર કરે છે કૃપા કરીને કે આનો સ્વીકાર કરું તો એનું કલ્યાણ થાય અને મારી દિવ્ય સેવામાં પહોંચી જાય નહીતર એને ક્યાં ભૂખ છે એ જેતલપુરનો જીવણો કોળી વિચારો વિચાર કરે કે આ બધા લોકો આટલા આટલા શેઠિયાઓ જમાડે છે પણ મારા ગરીબના ઘરમાં શું બાજરો જુવારે નહીં એના ઘરમાં ઓલો ચીણો આવે છે ચીણો મેં જોયો નથી ચીણો એ ચીણો છે ને એ હોવર વર રાખો ને તમે ધંધેડું પડે નહીં કાણું ન પડે એવું ધાન્ય થાય છે હવે થતું હોય કે ન જાણે રામ જાણે હવે તો બધી બધું મંડું ઉગવા એટલે કાંઈ ખબર ન પડે બારે મહિના કેરી આવે બારે મહિના આ બધું હાલે બારે મહિના લગ્ન ગાળો આમાં શું થાય છે કાંઈ ખબર જ પડતી એટલે ઋતુ ઋતુમાં બધા ફળ આવતા ઓળખાતું માણસે કપડા ઉપરથી ને ઓળખાતો હતો આ કોણ છે મોચી છે દરજી છે ભરવાડ છે શું છે બધું ખબર દરબાર છે કે પટેલ છે કે પછી હાવ વરણ વગરનું છે બધી ખબર પડી જાય અત્યારે કપડા ઉપરથી કઈ ખબર પડતી નથી કોણ છે એટલે ચીણો એનો રોટલો બનાવે પણ આમ જો ગરમ ગરમ હોય ને તો જરાક દાંતને મેળ પડે પણ સેજ પછી જો ઓઈલો થઈ ગયો એટલે પછી બાપે માર્યા વેર એવો લાકડા જેવો થઈ જાય વુડન બ્રાન્ડ હવે આને બે માણસ જીવણા કોળીને એને ઘરના વાત કરે કે આ મહારાજ આપણું કાંઈક જમે તો કે ઘરે તો આમંત્રણ ન દેવાય આપણા ઘરે કુબામાં એમને કેમ લાવવા કેટલા કેટલા શેઠિયાઓ પણ મનમાં એવો ભાવ તો બે જણાએ નક્કી કર્યું કે એકવાર તું રોટલો બનાવી દે અને હું એ રોટલો એને જમાડું ત્યાં લઈ જાઉં એકલા ભાડું ને એક આપણો કણિકો જરાક ચાખી લઈએ ને આપણને એમ થઈ જાય કે આપણે પ્રભુને જમાડ્યા એમ ઘરે લાવીને તો આપણે એને ક્યાં મેવા મીઠાઈ છે કે આપણે બનાવીને ધરાવીને શું કમાડીએ પણ એક રોટલાનો કણકો ખાઈને આપણો જન્માડો સુધરી જાય મહારાજને જમાડ્યા તો ખરા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ છીએ પણ હા હા જમાડવાનું રહી જાય છે ઘણાની સગવડતા હોય પણ એ આમંત્રણ જ ન આવે રોટલો બનાવ્યો ભાઈ એ એના મેલા ગેલા ફાળિયા એને છેડે લઈને આમ ગાંઠ વાળીને આમ રાખે એમ કરી અને બગલમાં દબાવ્યો બગલ ચોખી હોય ને હમ બહુ સુગંધ આવે ઊંઘી જોઈજો પણ ભાવમાં કઈ ખબર એટલા માટે છુપાવે કે આ લઈ જાઓ કોક પૂછે આમાં શું છે પછી એમ કેવું મારે ભગવાનનો રોટલો લઈ જાઉં છું શરમ કેવી આવે એટલે કોઈ દેખે નહીં ને એની પછી થેલી નહીં કાંઈ નહીં કાંઈ બગલ એની ઓફિસ આ એનો ડબ્બો હા આ એનો થર્મોસ જે ગયો આ દબાવીને આમ રાખે ઉભો બિચારો વાટ જોવે આમાં ક્યાં એકાંત ભાળે ઉછો સમય ઉપર આવ્યો હોય કેટલા માણસો આવે કોઈ બરફી મૂકે પેંડા મૂકે જલેબી મૂકે કોઈ આ તે લાડુ આ તે પછી કોઈ રૂપિયા ઠલવે આ બધું ઠલવે કોઈ પોશાક મૂકે કોઈ વસ્ત્રો મૂકે કોઈ અત્તર મૂકે કોઈ સોનાના દાગીના ધરાવે મહારાજ બધાની મિજબાનીથી પ્રેમથી સ્વીકાર કરે રામ જરો કોઈ બેઠ કે સબકા મુજરાત લેત જૈસા જિંદગી ચાકરી વૈસા ઉનકો દેત જીવણો કોળી દૂર ઉભો ઉભો મનમાં થાય કે ના રે ના ઘરે પાછો યોજાનો કૂતરાને રોટલો નાખી દઉં પણ આ એને ન દેવાય આમાં હા હા ને હી હી થાય એવો હોકમાં એવો પરસેવો વળી ગયો ત્યાં ભાવ છે ને ભાઈ અરે મહારાજ કીધું એ ભાઈ એ એ રસ્તો કરજો એ જીવણા ભાઈ આવો આવો જીવણા નથી મન બોલાવે હા હા તમે આવો આવો બિચારાને શું થયું છે હે મહારાજ આવીને પગમાં પડી ગયા હે મારા બાબુ જીવણાભાઈ શું લાવ્યા કાંઈ નહીં મારા કાંઈ નથી લાવ્યો કાંઈ કાંઈ નથી લાવ્યો એ ફાળ્યું છે કાંઈ નથી લાવ્યું કાંઈ નથી ફાળ્યું છે કાઢવું કેમ એમ આવું આ હવે આટલો બધો ભાવથી બોલે બધા આમ આમ ઉભા રહી ગયા કે જીવણાભાઈ કોણ હશે આવડા મોટા તે એને આટલાની વચ્ચે બોલાવ્યા જીવણા પણ વધારે હોકમેન્ટ થાય ને આટલાની બધી હાવ જઈને કોઈ ન ઓળખે એને કે આપણે કે અહીંયા આવો અહીંયા આવો તમને હાર પહેરાવો છે તેને હોકમેન્ટ કેવી થાય આપણે હું એવું કરી નાખ્યું છે આપણને આમ બોલાવે છે એટલે કાંઈ નથી મહારાજ મારું ફાળ્યું છે માથે બાજુ મહારાજ કે જીવણાભાઈ ફાળ્યું નથી હો એમાં કાંઈક છે લાવ ભગવાન જોટો મારે પછી રે કોઈને તાકાત છે હાથમાં અને ભગવાનનો નિયમ છે છુપાવે ને પેલા પકડે એટલે લઈને લઈ લીધું હાથેથી છોડ્યું ચીણાનો રોટલો નીકળ્યો પણ જીણા એટલે જીવણા કોળીના આંખીમાંથી ધડ ધડ ધડ ધડ આંસુ થઈ રોટલો લઈ એક હાથમાં માથે મૂક્યો અને મહારાજ મીંડા જમવા આ હા બ્રહ્માનંદ સ્વામી સુરાખા છે એ બધા હતા એ તો હારે જ હોય ઓછો સમય હોય ચીણાનો રોટલો તો કડાકા બોલાવે બ્રહ્માનંદ સ્વામી સમજી ગયા કે આ ભગતનો ભાવ છે એટલે જમે છે પણ ચીણો આ રોટલો આખો બાપ દાબી જશે ને પેટમાં સુખ નહીં રહે અને આ ભાવનો આ પ્રેમ આપણને એટલે મહારાજ કે એ મહારાજ અમને પ્રસાદ આપો તો આ કોઈને ન મળ્યો ના આ મળે જ નહીં તમને આનો તમે આનો આનો મળે તો સુરાખાચર ને બ્રહ્માનંદ કે આ કોઈ પણ હિસાબે પડાવી જ આ પેટમાં સારું ન રેવાય દે આ ભાવ છે એક બટકું જમી લીધું મહારાજ ને પાસે સુરાખાચર મહારાજ અમને પ્રસાદી જોઈએ અરે તને ભોલ પ્રસાદી દેવી ડાગો આખો રોટલો મારે ખાઈ જવો છે હવે વાતને મૂકી દઈએ પણ એને મારે એ કહેવાનું છે ભાવ કેવા અને એને હું ચીણાનો રોટલો એને ભૂખ દેતો હતો અરે લક્ષ્મી વૈશ્યાય એના દળેલા જે ઘઉંના લોટનો કોઈ બધા લીખો કીધું યજ્ઞમાં ન વપરાય શ્રીજી મહારાજ કે વૈશ્ય એને જાતે દળ્યા છે ને યજ્ઞ માટે હા એને યજ્ઞ નારાયણ અધિકારી નથી એનો તો હું અધિકારી છું લાવો એ લોટ અહીંયા અને વૈશ્યાના હાથના દળેલા ઘઉંના રોટને એને રોટલા જમ્યા પોતે હમ તેને ભૂખ છે આવાની પણ સેવાને અંગીકાર કરે છે શું કામ એને પોતાને દિવ્ય ગતિ આપી છે અને પોતાના દિવ્ય મુક્તોની સાથે પણ દિવ્ય ઉપચારથી પૂજા કરતા કરવા છે એવો ભગવાનનો સંકલ્પ છે અવતાર રૂપે તો બરાબર છે તે મૂર્તિ રૂપે આપણે જે થાલ ધરાવીએ છીએ જે સેવા કરીએ છીએ તો એ ન કરીએ તો હું મૂર્તિને અસુખ થઈ જાય આ શિયાળો છે ને આપણે ગોદડી ન ઓઢાડીએ સવારે છીંકું આવે એને શરદી થઈ જાય ક્રોનિક કોલ્ડ થઈ જાય થાય અને થાળ આપણે વેલો મેળો આપણે ધરાવીએ તો શું એને એસિડિટી વધી જાય કાંઈ ન થાય આપણા ભાવ અને આપણા કલ્યાણને માટે બધું સ્વીકાર કરે છે બીજું કોઈ નથી કસા કરહું મહેલ મહેલ ગીરી મેર કહાવે બહુ સરસ છો આમાં ભક્ત કવિએ જે લખ્યું છે ચાલુ સૂજે ને આપણને આપણે શું ભગવાનની સેવા કરવાના કસા કર હું મહેલ મહેલ મહેર કહાવે કસા ગાવ હું ગુણ ગુણ જહા તુંબર ગાવે તમને સમજાય તો રસ આવે ને બાકી આમ અર્થ જ ન થાય હવે તો ગુજરાતી સમજાતું નથી ને લોકો આપણે કે વૈષ્ણવજન તો તેને કહી કોને પદ લખ્યું તો કે મિસ્ટર એન મહેતાએ મિસ્ટર એન મહેતા નરસિંહ મહેતાનું ટૂંકું કર્યું મિસ્ટર એન મહેતા એને શું કહેવાનું આને સમજાવવાનું છે ગુજરાતી ભાષા નીકળી જાય છે તો આ બધું સાહિત્ય નહીં સમજાય વચનામૃતના ગુજરાતીમાં જે ઓરિજિનલ અર્થો છે એ ગમે એટલું કહેલો ટ્રાન્સલેટેડમાં નથી ગમે એટલા વિદ્વાનો ગોથા મારે ને આ ઓરિજિનાલિટી છે આમાં કશા ગાવું હું ગુણ જહા તુંબર ગાવે કસા કર હું મહેલ મહેલગીરી મેર કહાવે કસા ગાવું હું ગુણ ગુણ જહા તુંબર ગાવે કી મેલા ધનમાલ श्रीजी जहां चरण आगे की मेला धनमाल के श्रीजी जहां चरण आगे की पखाड़ा पाव की पवित्र गंग नख लागे की पुष्प चढ़ाऊ शिर पारी पारिजात वृक्ष तव गृहे राजाधिराज कीरी जवा आ कवि शंकर सेवा करे कविदा <clears throat> ना शंकरदान कवि के हे राजा धीराज તમને રીઝવવા અમે કઈ રીતે સેવા કરીએ કશા કરહું મહેલ મહેલગીરી મેર કહેવાય જેને આપણે ગમે એવા મેલ ચણાવીએ આવા બધા મંદિરો બનાવીએ ગમે તેવા પણ એને સુવર્ણના મહેલો છે અને સુવર્ણનો મેરુ પર્વતનો જે માલિક છે એને આપણે શું મકાન બનાવીને મંદિર બનાવીને આપણે શું કેટલું આપી દઈએ સુવર્ણના બેલા વાપર્યા હોય હમ સુવર્ણના કોટ હોય રાવણને સોનાની નગરી હોય ને આપણા ગમે એવું કરી આપણે ન કરી શકીએ ને એવું <clears throat> આપણે શું રાવણને શું બીજું આપી દઈએ બે તોલા સોનું આપે તો રાવણ ઠોકર મારી ગયો છે આપણે કેવા મહેલ બનાવી દઈએ મહેલ બનાવી બનાવીને મેં કેવા બનાવ્યા તારે તો સુવર્ણના મહેલો છે મેરુ સુવર્ણનો પર્વત છે એ તો એનો તું માલિક છો અમે શું તને કરી શકીએ રીઝવવા છે પણ કેમ રીઝવવા મન પાછું પડે છે કશા કરવું મહેલ મહેલ ગીર મહેર કહાવે કશા ગાવું હું ગુણ ગુણ જહા તુંબર ગાવે હું ગમે એટલા ગુણ ગાઉં પણ કેમ ગાઉં તારા કેમ તારે ત્યાં નારદ ને તુંબરું જ્યાં ગાન કરવા માટે બેઠા હોય નારદજી ને તુંબરું જેવા ગાન કરનારા બેઠા ગવૈયાઓ બેઠા હોય ત્યાં અમે શું ગાઈને તમને રીઝવીએ કી મેલા ધનમાલ અમે તારા ચરણમાં શું ધન મૂકીએ કેમ તારા લક્ષ્મીજી સ્વયં પગ દબાવે તમે તને હું મૂકીને રાજી કરીએ કી મેલા ધનમાલ શ્રીજી જહા ચરણ આગે કી પખાડા પાવ અમે શેનાથી તારા ચરણને ધોઈએ કેમ પવિત્ર ગંગ નખ લાગે તારા એક નખમાંથી જમણા ચરણના અંગૂઠામાંથી પવિત્ર ગંગા પ્રગટતી હોય તો અમે તારા ચરણ કયા જળથી ધોઈએ શું કરવું તારી સેવા કેમ કરવી કી પુહપ ચઢાવું શીરું ઉપર હું તને તારા મસ્તક ઉપર ક્યુ ફૂલ મૂકું કેમ પારિજાત વૃક્ષ તવ ગૃહે અનેક સુગંધિથી મહેકતા નંદનવનનો વનનો દિવ્ય નંદનવન પુષ્પોનો તું માલિક છો તારા આંગણે પારિજાત જેવા વૃક્ષો લહેરી રહ્યા છે હું ક્યુ ફૂલ લઈને તારા મસ્તકે ચડાવું રાજા ધીરાજ કિહ રીજવા કવિ શંકર સેવા કરે આપણે સરસ મજાનું કેરીને કરંટ એટલો લઈને ટોપલી મૂકીએ ઠાકોરજી લે ઠાકોરજી તમારા હાટું લઈ આવે ઠાકોરજી કે તારું છે કેરી મેં બનાવી છે <clears throat> તને તારા હાથમાં આવી તઈ ખબર પડી બાકી તું જયારે ડીટીએ પડી પેલા મને ખબર છે હું જ હાથ ફેરવતો હતો તઈ પાકી અને વાત સાચી ને ભગવાન હાથ ન ફેરવતો પાકે કરી આ બધું મારું છે ફૂલ મૂકીએ તો લ્યો ભગવાન મેં તમને ફૂલ ચડાવ્યું આપણે કે બહુ મજાનો પચાસ હજાર પાંચસો રૂપિયાનો ગુલાબનો હાર લેવો ઠાકોરજી કે ફૂલ તો મેં ખીલ્યું હતું છોડવા ઉપર એવું મજાનું હસતું હતું દાંત કાઢતું હતું કિલકા સૂરજને ચાંદુડિયા પાડતું હતું તે તોડવાનું કામ કર્યું છે રાજી કરવાનું કાંઈ કર્યું જ નથી અમે કેમ ભગવાનની સેવા કરીએ પણ છતાંય આપણા કલ્યાણને અર્થે આ સેવાનો અંગીકાર કરે છે બહુ એક મીઠી વાત સંભળાવું બીજી ક્યાં કડવી હોય છે મમ્મી નાવડા ગામ છે ત્યાં હીરા શેઠ એને મંદિર બંધાવ્યું સ્વામિનારાયણ ભગવાનનું બહુ સારા હરિભક્ત શેઠ બહુ ભાવથી મંદિરને સંતોને બધાને સાચવે રીરા શેઠે જ મંદિર બંધાયું ખર્ચો કરીને એક વૃદ્ધ માજી એ મંદિરને બધી રક્ષા કરે એને વાળે ચોળે ગાર માટી કરે ત્યારે પાકું તો હતું ને ઓળીપા કરે એવું બધું કરે સાધુઓ જ્યારે કોઈ મંદિરે આવે ત્યારે એને બહાર કૂવામાંથી જળ લાવીને પાણી પહોંચાડે અથાણા પહોંચાડે આવું બધું માજી સેવા કરે આ સેવાએ કરી કરીને અને ભજને કરી કરીને માજીને સમાધિ થતી તેમાં એકવાર સમાધિ થઈ સમાધિમાં અક્ષરધામમાં ગયા તો ત્યાં એમણે જોયું ને તો સોનાના બેલા સોનાની રેતી સોનાની સિમેન્ટ જેવું એનાથી મહેલ ચણાય એટલે માજી કે મહારાજ આ શું બનાવી છે મહારાજ હસતા હસતા મહારાજ એટલે ભગવાન સ્વામિનારાયણ એ કે માજી હીરા શેઠે અમારા માટે ત્યાં મંદિર બનાવ્યું છે ને બાંધ્યું છે ને હા એને બહુ આપણે દાખલો કર્યો હા મહારાજ હા એટલે એના માટે અમે સુવર્ણનો મહેલ તૈયાર કરાવીએ છીએ આમાં કહ્યું ને કે અહીંયા ભગવાનનો ભક્ત જે જે ભગવાનને વસ્તુ અર્પણ કરે છે તે બધી વસ્તુ ભગવાનના ધામમાં દિવ્ય થાય છે અને ત્યાં ભક્ત દિવ્યરૂપ થઈને એ દિવ્ય વસ્તુઓને પામે છે અમે એના માટે મહેલ બનાવીએ છીએ એમ અત્યારે પૂરું થાય બરાબર છ મહિને પૂરા થશે અમે પૂરા થઈ જાય છ મહિને ઠીક સમાધિ તૂટી ગઈ આવ્યા પાછા સાંજે હીરા શેઠ આવ્યા એટલે માજી હરખથી કે તમારો પર મારા બહુ રાજી છે તમે મંદિરમાં દાન કર્યું આ તમે મંદિર બંધાયું આ તમે બધું કર્યું ને હા એ તમે તો અહીંયા માટીમાંથી આ બધું બનાવ્યું મારા તો ત્યાં તમારા માટે મહારાજે મને કીધું કે હીરા શેઠ માટે અમે સોનાનો મહેલ બનાવીએ છીએ અરે એ તો એવા અસલી મોતી એવા સુવર્ણના ભેલા એવા સુવર્ણના બારસા તમારા માટે તો સુવર્ણનો મહેલ બનાવે છે મારા તમે મંદિર બંધાવ્યું એમાં એમ મહારાજ કઈ બીજું કીધું હા એવું કીધું બરાબર છ મહિના પૂરા થઈ જશે હીરા શેઠે તારીખ લખી લીધી કે છ મહિનો ક્યારે પૂરો થાય છે ડાયરી ખિસ્સામાં રાખે હા વાતને જાતા સમયને જાતા શું વાર લાગે રૂમઝમ રૂમઝમ કરતા દિવસ પછી દિવસ એમાં ધંધુકા એ એનો છોકરો બે ગયેલા અને ચોમાસાનું ટાણું વરસાદનું નક્કી જ ન હોય કારણ કે બે વસ્તુનું કાંઈ નક્કી નહીં ક્યારે વરસે સાસુ ને ચોમાસું ક્યારે વરસે નક્કી નહીં એનો વરસાદ ક્યારે શરૂ થઈ જાય એટલે આ વરસાદ થઈ ગયો શરૂ અને પછી આવું થઈ ગયું એમાં ઓલા હીરા શેઠને ઓલી ડાયરીમાં મનને એટલે આમ જોયું છ મહિના પૂરા થવાને બે દી છે એટલે એના છોકરાને કે દીકરા હા હવે તું મારે નહોતું આવું તો અહીં લઈ આવ્યો હવે મારે ઘરે પહોંચવું છે તો કે કામ બાપા શું ઉતાવળ છે આમાં ક્યાં નીકળાય એવું છે નહીં જો આ જો આ ઓલી ડોશીએ કીધું હતું ને એ છ મહિના પૂરા થવાની બે દી છે તે એમાં શું વાંધો મહારાજ રાજી થયો મેલ પૂરો થઈ જાય ના એ તું સમજતો નથી એમાં મર્મ છે મારો દેહ પડશે ને મારે ધામમાં જવાનું છે મારો મેલ પૂરો થઈ ગયો અર્થાત મારે ત્યાં જવાનું છે એવું ન હોય આ બધું ના ના હવે મારે જવું જ છે હવે તારું મારું માનવું જ પડશે પણ આમાં કેમ જવું ગાડા હાલે નહીં ભાઈ ભરવાડને ત્યાંથી પાડા લઈ આવ્યા પાડા બે વખુંબર પાડા અને બે પાડા ભાડે લીધા રૂપિયા ઠેરાવ્યા અને હારે ભરવાડ ના આ બે પાછળ પાછળ બેસીને પાડા તો ખેંચી જાય ગમે હોય એમ એને ગામ નાવડા પહોંચ્યા પાડાવાળાને વળાવી દીધા અને બીજે દિવસે નાહી ધોઈને બેસી ઓળી પગ ગૌછાણ લીપી સામે બધા એના કુટુંબના બધા બેઠા ધૂન ભજન કરતા છોકરાને કે તું કહેતો હતો ને એવું ન હોય જો આ તારીખ પૂરી થઈ ગઈ ને આજે અને જો આ મહારાજાના સંતો બધા આવ્યા છે લઈ જાય સ્વામી નારાયણ કઈ દેહ મૂકી મૂકેલું ભગવાને અર્થે જે કરે છે આપે છે જે વસ્તુ અર્પણ કરે છે એ બધું ત્યાં દિવ્ય થાય છે અને દિવ્ય થઈને તેને પામે છે અક્ષરધામની અંદર એવું જ નથી આમ સામે જઈને અક્ષરધામ મૂર્તિ બધે જોઈ જ રાખે અક્ષર મુક્ત ત્યાંય અંત્યના આડત્રીસમાં વચનાવટમાં સ્પષ્ટપણે કહ્યું છે મુક્ત પુરુષો પણ અક્ષરધામમાં દિવ્ય ઉપચારથી ભગવાન પુરુષોત્તમની સતત ઉપચારોથી સેવા કરે છે પૂજન કરે છે અર્ચન કરે છે અને જે જે વસ્તુ અહીંયા આપી હોય એ બધી વસ્તુઓ ત્યાં દિવ્ય થાય છે જો ને ઘણા ખોટું નાળિયેર વાણી આપ્યું તો તોય મારે ખખડાતા ખખડાતા આવ્યા હતા ને ભુજમાં એક વાણિયો હતો ને બધા આવે તો પછી એ મારો વાણિયા તો કરા ફાટ હોય ખોટું નાળિયેર એની દુકાનમાંથી લેતો ખોટું કોઈ કામનું ન હોય ને જો બગડી ગયું આવું થઈ ગયું ઓલું નાખી દેવાનું એ નાળિયેર લઈને આવ્યો અને મહારાજને ચરણે કાંઈક મૂકવું જ ખરું ને એમાં આ બધાને સારું તો લગાડવું પડે ને કે શેઠ આવ્યા તો કાંઈક મૂક્યું હવ મૂકતા હોય એટલે વાણિયાએ પણ ખોટું નાળિયેર મૂક્યું પણ આ તો ભગવાન છે ને ગુલાબનું ફૂલ હુંકતા હુંકતા કે છે વાણિયા તો હા નાળિયેર ખોટું છે બોલો હાથમાં લીધા વગર એ તો ભગવાન છે જાણે છે ખબર ન પડે ને હાથમાં લ્યો તો ખબર પડે નાળિયેર ખોટું છે વાણિયા નાળિયેર ખોટું છે પણ વાણિયો વાકો એને કીધું મહારાજ મારું નાળિયેર ખોટું છે પણ તમે ભગવાન ખોટા છો ખાચા જો તમે હાચા હો તો મારું કલ્યાણ કરજો ભગવાનને ક્લચમાં લીધા વાણીએ બોલો નાળિયેર ખોટું હોય ને તમે ખોટા હોય તો વાતને ભૂલી જાઓ નાળિયેર ખોટું હોય ને તમે હાચા હો તો કાંઈક તો કાંઈક મૂક્યું જ છે ને તો કલ્યાણ કરજો ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે વાણિયા સાંભળી લે લોકમાં કહેવાય છે કે ખોટા નાળિયેરમાં સ્વામિનારાયણે કલ્યાણ કર્યું છે જા આ નહીં વાણિયાનો અંતકાળ આવ્યો ત્યારે ઓલું ખોટું નાળિયેર ખખડાવતા ખખડાવતા આવ્યા જો શેઠિયાવ આ જો નાળિયેર મહારાજ હા એ દિવ્ય થઈ જાય એટલે દેવાનું ધ્યાન રાખવું એક માજી આવતા ને રામજી મંદિરને ચોરે અરે લક્ષ્મીનારાયણની મૂર્તિ ને આવી મૂઠડી મૂકે અને લક્ષ્મીજી કે મહારાજ અમારે દાળ દર આખો ભવ ભોગ્યો મારા છોકરાના છોકરા એ ભિખારી જેવા એ માં લક્ષ્મી એક બે પગલા પાપા પગલી પાડી દાવ તમારું ઘર અભરે ભરાય હવે મહા તમારા કહેવાય સરું કહેવાય હે બે પગલા લક્ષ્મીજી પાડી જાઓ અમારે ઘરે રોજ માજી આવી રીતે લક્ષ્મીજીને પ્રાર્થના કરે મૂઠડી મૂકે તે લક્ષ્મીજી ધ્યાન જ ન દે એટલે નારાયણથી રહેવાનું ને એટલે લક્ષ્મીજીને ઠોહો મારીને કે દેવી આ રોજ ડોસી રાયડું પાડે છે એકવાર બે પગલા પાડી આવો ને તો કે મારે ઘણું પાડવા જવું છે તો શું વાંધો આવે છે પગલા પાડવામાં એ માજી મુઠડી મૂકે છે ને એમાં એટલા કાંકરા હોય છે ને સાફ કરવામાં જ નવરી નથી થતી એમાં નવરી પડું તો જ આવને એને ત્યાં ઠાકોરજીને દીએ જેવું ઠાકોરજી એમાં નવરો જ ન થાય એટલે સારું દેવું ભગવાનના ધામમાં દિવ્ય થઈને ભક્ત પામે છે ઉત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતી ક્યાંય ન હાલે એ પછી ઠાકોરજીને દઈ જાય એવો ઠાકોરજી ભોટ નથી એટલે મૂળ વાત ભગવાન સેવા ભક્તના કલ્યાણને અર્થે અંગીકાર કરે છે હવે પાછી મૂળ વાત એ કે સાકાર ઉપાસના એટલા માટે કેવી સર્વોત્તમ છે પણ જેને સાકાર ઉપાસનામાં નિષ્ઠા નથી એને આપણે જે મૂર્તિ પૂજીએ આરતી કરીએ થાળ ધરાવીએ શિયાળામાં ગોદડી ઓઢાડીએ ગોદડું ઓઢાડીએ ઉનાળામાં પંખો નાખીએ એ બધા એને વેવલા વેળા લાગે કે આ બધું શું ધતિંગ કરે છે બ્રહ્મ સર્વત્ર છે એને આસન ક્યાં હોય હે આ શું બધું પણ એ ભક્તિ ભલે કરે એ હજી કચ્ચે હે અબ કચ્ચે હે હજી કાચા છે બાળબુદ્ધિ છે અરે બાળકો જેમ પેલા રમકડાઓથી રમે ને ઢીંગલા ઢીંગલીથી એમ રમે છે એને જ્યારે પક્વ જ્ઞાન થશે ત્યારે એમ થશે કે આ બધું ખોટું છે એવું કે છે પણ કેટલું સાચું છે ભાઈ એ મૂર્તિ કેટલી સાચી છે એ ભગવાનના સાકાર સ્વરૂપો કેટલા સાચા છે એની સેવા કેટલી સાચી છે સાકાર ઉપાસના કેટલી સાચી છે એ તો જો તમારે સમજવું છે હમ મારી વાતમાં કાંઈ વાત ન માનતો તો કઈ વાંધો નહીં મેં મારી તો કાંઈ કરી જ નથી વચનાથ ઉપર જ વાત કરી છે તમે ઘરે જઈને ગીતાનો બારમો અધ્યાય આજે વાંચી જોજો ઘરમાં ગીતા હોય તો ગીતા તમારા ઘરના હોય એને નથી કેતો શ્રીમદ ભગવદ ગીતા નહીં તો એના એને વાંચવામાં મજા નથી પણ શ્રીમદ ભગવદ ગીતા એ પુસ્તક ગ્રંથ તમારી પાસે હોય તો ગીતા શ્રીમદ ભગવદ ગીતાનો બારમો અધ્યાય તમે વાંચજો વિધાઉટ કોમેન્ટ્રી કોમેન્ટ્રી જે એને ટીકા લખે ને બધા એ તો આપણે બધા ગુમરાહ કરી દે છે નરસિંહ મહેતા બિચારા કીર્તાન વગાડતા વગાડતા આવો ખીજાઈ ગયા વાર ગ્રંથ ગરબડ કરી વાત ના ખરી કરી આ બધા દાદા જો બધું આમ આમ કરી કરીને પછી વાત કોઈ સાચી કરતું જ નથી ગોટે જ નાખી દે છે ગ્રંથ ગરબડ કરી વાત ના ખરી કરી સીધું વાંચો ડાયરેક્ટ એ તો છે જ ને જે ચોખ્ખું તાજું દૂધ જે વાછડો આંચળેથી ચહચહાટી બોલાવે એ પછી કોથળીઓમાં પૂરાઈને આવે એમાં સ્વાદ હોય પછી દૂધ પીવાય કે મને ગેસ થાય છે તે ગેસ જ થાય ને આમાં નાખ્યું છે એવું ધારોષનો દૂધ પીતો હોય તો ગેસ ના થાય એમાં બધા વિટામિન બધું બધું એટલું તાજું તાજું હોય ને બધું બરાબર પચી જાય પણ આ બધું તો કેટલું છે એટલે સીધો બારમો અધ્યાય તમે વાંચો એમાં હું થોડુંક કહું કેટલું મજાની કેટલું ચોખ્ખું આનાથી ચોખ્ખું પછી ભગવાન કેટલું કહે અર્જુને પણ કેટલો સાવધાન બારમા અધ્યાયનો પહેલો શ્લોક પહેલો ધડાકો વિશ્વરૂપ દર્શન પછીનો જ આ બધું જોયું ને કે આ હું જેને સખા માનું છું યાદવના શ્રેષ્ઠ માનું છું મારા મિત્ર માનું છું અને અવલેહના કરું છું એ કૃષ્ણ કોણ છે પગમાં પડી ગયા અર્જુન એટલે પછી એને કીધું કે મહારાજ મને એક જવાબ આપો બારમા અધ્યાયનો પહેલો સ્ટોક હા પૂછો અર્જુન મહારાજ એ ત્વામ ઉપાસતે જે લોકો તમારી ઉપાસના કરે છે તમારા સાકાર સ્વરૂપની ઉપાસના કરે છે તમારી મૂર્તિની ઉપાસના કરે છે એવો એક હા બીજો એ ચાપી અક્ષર અક્ષરમ અવ્યક્તમ ઉપાસતે જે નિર્ગુણ નિરાકાર સર્વત્ર વ્યાપક એવું અવ્યક્ત અક્ષર બ્રહ્મ એની ઉપાસના કરે છે એક તમારા સાકાર મૂર્તિની ઉપાસના કરે છે બીજા અવ્યક્ત અક્ષર સર્વત્ર વ્યાપક નિરાકાર એવું અક્ષર બ્રહ્મ એની ઉપાસના કરે છે તે શામ કે યોગ વિત્તમાહા આ બેમાંથી શ્રેષ્ઠતમ કોણ એ મને તમે કયો છે ને એકદમ ચોખ્ખો જે નિર્ગુણ નિરાકાર નિરંજન નિરાકારની ઉપાસના અવ્યક્ત અક્ષરની ઉપાસના કરે છે એ લોકો અને જે તમારા સાકાર સ્વરૂપની ઉપાસના કરે છે એ લોકો એ બેમાંથી શ્રેષ્ઠ નહીં શ્રેષ્ઠતર નહીં ગુડ બેસ્ટ બેસ્ટર આવે છે ને ગુડ બેટર ને બેસ્ટ આ બેસ્ટ લગાવી શ્રેષ્ઠતમ એ કોણ આ બેમાંથી ચોખ્ખો પ્રશ્ન અને ભગવાનનો ધડાકેદાર ચોખ્ખો જવાબ અર્જુન સાંભળી લે એ મામ ઉપાસતે તે યુક્ત તમામતાહા જે મારા સાકાર સ્વરૂપની ભક્તિ ઉપાસના કરે છે મારી મૂર્તિનું ધ્યાન ઉપાસના ભજન સેવન પૂજન કરે છે અર્જુન એ શ્રેષ્ઠ તમ છે હવે આનાથી બીજો જવાબ ક્યાં લેવા જાવ બોલો પાછું નિર્ગુણ નિરાકારની ઉપાસના કરવા વાળાનું ભગવાને પાછું કીધું કે એવી રીતે જે નિરાકાર નિર્ગુણ નિરાકાર અવ્યક્ત અક્ષરની ઉપાસના કરે છે એને શું થાય છે ક્લેશો અધિક અધિકતર તેશામ અવ્યક્તા સત્તચેતસામ જે સર્વત્ર વ્યાપક નિર્ગુણ નિરાકાર બ્રહ્મની ઉપાસના કરવા વાળા છે એને ક્લેશ બહુ છે એ માર્ગમાં બહુ પીડાદાયક માર્ગ છે નિરાલંબ માર્ગ છે દેહધારીથી બહુ ગતિ પાપની કઠણ છે અર્જુન અત્યંત ક્લિષ્ટ ક્લેશદાયક માર્ગ છે વાત એ સાચી આધાર નહીં ને કોઈ તમારે મનને સ્થિર કરવું હોય તો મૂર્તિ સામે જોઈ લો આધાર છે આ ફાફડમાં ક્યાં મન સ્થિર કરવું ફાફડમાં કરવું ક્યાં મૂર્તિનો સાકાર ઉપાસના વાળાને મૂર્તિનો આધાર છે અરે ભગવાનની ભક્તિનો આધાર છે ભગવાનની સાથે પ્રેમ છે એનું બળ છે નામ જપ કરે છે એનું બળ છે ભગવાનના આશરાનું બળ છે હું કોકનો છું એ સામે બેઠો છે મારી સામે જુએ છે હું એની સ્તુતિ કરું છું એ સાંભળે છે એ મારો ઉદ્ધારક છે અને પેલામાં તો નિરાલંબ માર્ગ છે એને પોતે પોતાને હાથે જ તરવાનું છે હાથે જ તરવાનું છે અને ફરીથી પાછો ભગવાન કીધું સાંભળ જે મારી ઉપાસના કરે છે પેલાને કઠણ છે અવ્યક્ત અવ્યક્ત અક્ષર નિરાકાર બ્રહ્મની ઉપાસના કરવા વાળાને ક્લેશો અધિકતર તેશામ અધિકતર બેટર ડિગ્રી લગાવી ક્લેશ થાય એનાથી વધારે ક્લેશ છે પણ જે મારી ઉપાસના કરે છે સાકાર સ્વરૂપની ઉપાસના કરે છે તો તેશામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત પાછો કેવી રીતે ન ચિરાત તત્કાળ શું કરું છું તત્કાળ વાર લગાડતો નથી તત્કાળ શું કરું છું આ મૃત્યુ સંસારમાંથી હું એનો તત્કાળ હાથ પકડીને એનો ઉદ્ધાર કરી દઉં છું મારી ઉપાસના કરવા વાળાને હું જાતે જ જઈને એનું બાવડું પકડી લઉં છું અને વારે લગાડતો નથી અને વાતે સાચી આપણા હિસાબ પ્રમાણે જો કલ્યાણ કરવા જાય ને તો કરોડો જન્મે પાર ન લાગે અને ગુણાતીતાનંદ સ્વામી કે આજે સત્સંગી થાવ સ્વામિનારાયણ ભજન કરો ગળામાં કંઠી નાખો વર્તમાન ધારણ કરો સત્સંગના નિયમ પ્રમાણે રહો અને ઘી ચોખા દૂધ જમો પણ ત્રીજે ડચકે અક્ષરધામમાં જાઓ એટલું જ સહેલું છે પણ તોય આળસ થાય આરતી તો જાય લોંદા મારતી પૂજા તો કે અમારી કાચી પૂજા છે પાકી નથી એટલે કાચી ને પાકી છું એટલે ઘરે હોઈએ ત્યારે કરીએ બહાર જાય ત્યારે ના કરીએ એ કાચી આટલું થતું નથી ભગવાન કે મારી ઉપાસના કરવા વાળાને સાકાર ઉપાસના કરવા હું તત્કાળ હાથ પકડીને ઉદ્ધાર કરી લઉં છું હવે આના ઉપર મને વધારે છે ને આ કોઈ સમજવું એને બહુ મજા આવશે આ ગીતાના બારમા અધ્યાય ઉપર વાત લખતા લખતા અખંડાનંદ સરસ્વતી જે ઓથેન્ટિક માણસ ગણાય વેદાંત અને ભાગવતમાં કે જે વિદ્વાન પુરુષો પણ એને સાંભળવા આવે હવે તો દેહ દેહ થઈ ગયા એ હયાત નથી એ અખંડાનંદ સરસ્વતી વેલિડ વાત ગણાય જેની વેદાંત અને ભાગવત ઉપર ઉપનિષદો ઉપર એવા મર્મગ્ન એણે આ બારમા અધ્યાયનો આ આ પ્રસંગ લખતા લખતા એમ લખ્યું કે આ વાત એકસો ને એક ટકા સાચી છે કે નિર્ગુણ નિરાકાર અક્ષરની ઉપાસના કરવા કરતા સાકાર સ્વરૂપની ઉપાસના કરે છે એનો ભગવાન તત્કાળ ઉદ્ધાર કરે છે એ જેટલો સરળ અને જેટલો મીઠો માર્ગ છે એવો એક પણ માર્ગ નથી પછી એને જે દ્રષ્ટાંત આપ્યું ને ભાઈ મને હૈયે ચોંટી ગયો એ કે હું તમને મેં મેરા અનુભવ સુનાતા હું સુનો હું ગુજરાતીમાં બોલું પછી એ કે હું જ્યારે નાનો હતો અને જ્યારે અમારા ગામથી બાજુના ગામે અમે ભણવા જતા ત્યારે અમે ગામના આડદસ છોકરાઓ દફતર લઈ અને સામે ગામ ભણવા જતા જનરલી કોઈ વાંધો ન હોય પણ વચ્ચે નદી આવે હવે નદી પાર કરવી એ તો અમે નાના છોકરાઓ કરી શકીએ નહીં એટલે એક નાવ વાળો જે નૌકા વાળો હોય ને એને અમે બાંધ્યો હોય અમારા માવતર અને છોકરાઓને બેસાડીને સામે કાંઠે ઉતારી દે પછી અમે ત્યાં ભણી આવીને સામે પાછો લઈ લઈએ આ કાંઠે ઉતારી દઈએ એને એક દિવસના બે પૈસા લેખે અમે નૌકાવાળાને ઠરાવેલા એટલે રોજે લઈ જાય કાંઠે જાય એટલે બેસાડીને સામે કાઢે ઉતારી દે બે પૈસા રોજના બે પૈસા આ બે પૈસાની વાત આવતી ને એટલે મારા પાપા મારા પિતાજી એમ કહેતા કે બેટા એ બિચારા ગરીબ માણસો બળથી મહેનત કરનારા એને રોજના બે જ પૈસા દેવાના આપણે ત્યાં સારું છે આપણે એને છે ને રોજ બે આના આપીશું એક આનો છ પૈસાનો એટલે બે આના એટલે બાર પૈસા આનાની ખબર ન પડે ને છ પૈસાનો એક આનો થાય એટલે આપણે એને બે આના આપશું એટલે મારા પિતાશ્રી એ નૌકાવાળાને બે આના આપતા રોજ ના અને બીજા બધા કેટલા આપતા બે પૈસા આપતા અને આના પિતાજી આમના માટે પેલા નૌકાડે વાળાને બે આના એટલે બાર પૈસા આપતા એટલે સ્વાભાવિક નૌકા વાળો તો ખુશ જ થાય ને એટલે કે આમાં થતું શું કે અમારે નૌકામાં બેસીને આમ જવાનું હોય એટલે જેવા કાંઠે જઈએ ત્યાં બાંધેલા ઘાટ તો હોય નહીં એટલે બધા છોકરાએ છે ને ચંપલ કાઢવાના પગના બધા કપડા ઊંચા ચડાવવાના દફતર બધા હરખા કરવાના આ બધું જાળી રાખવાનું અને કાદવ કીચડ હોય એમાં પગ પલાળતા પલાળતા અને કાદવમાં ખરડાતા ખરડાતા એ બધું નૌકામાં બેસવાનું પછી નૌકામાંથી પગ બહાર રાખી અને હાલતી નૌકા એ બધા પાછા પગ ધોવાના પાછા ચંપલ હરખા કરવાના પાછું બધું કપડાં હરખા કરવાના આવી રોજની માથાકૂટ ચોમાસામાં જ નહીં નદી બારે માસ એટલે માથા કોટા બસ એ કાદવમાં ખૂનતા જવાનું કપાળ ચંપલ ઉતારો પૈસા ચડાવો કાદવ ખરડાય એ પાછું નૌકામાં બેઠા બેઠા પાણી ચાલકથી ધોવો હા મેં ઉતરો હા મેં બગીડાવ્યો તો પાછા સામે એક બાજુ બેસીને ધોવો આ અમારે રોજની માથાકૂટ पर स्वामी जी के मैं मेरी अपनी बात सुनाता हूं मेरे पापा ने वो नाविक वाले को दो आना बारह पैसा देते थे तो होता क्या था कि सब लड़के अपने आप से सब काम करते थे चप्पल निकाले કપડે ઉઠાય સબ अपने आप કરે પણ મને જેવો ભાળે ને એટલે નાવિક વાળો છે ને તરત દોડતો હોય ઓહો લાલા આયા બેટા આયા લાલા આયા બેટા આયા દોડી આવી મને તેડી અને સીધો નૌકામ બેસાડી મારે નહીં ચપ્પલ કાઢવાના ન કપડા ચડાવવાના ન કાદો કિચડ બગડે કઈ જ નહીં મને તેડીને સામે લઈ જાય બાર પૈસામાં આવું થતું હતું જો એક નૌકાવાળો આવી રીતે પગ ખરડાવાય ન દે સામેથી તેડી આવીને પોતાની ગોદમાં બેસાડી દેતો હોય તો શ્રી કૃષ્ણ એની ઉપાસના કરવા વાળાને એને કેમ સામે આવીને તેડીને પોતાની ગોદમાં ન બેસાડે આટલું સાનુકૂળ છે એટલે હવે મૂળ વાત શ્રીજી મહારાજે કીધું આપણા સત્સંગની રીત છે કે પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિનો નિશ્ચય હોય એનો આશ્રય હોય એનું ભજન કરતો હોય અને સત્સંગના નિયમ પ્રમાણે વર્તતો હોય એ જીવનું અવશ્ય કલ્યાણ થાય છે એ વાત સોએ સો ટચની સાચી છે પણ આ સાકાર ઉપાસના આ ભક્તિ ઉપાસના હવે થોડું છે એ બુદ્ધિવાળાને જલ્દી હજી ગળે ન ઉતરે આમાં જે કોઈ કોઈક વિચાર થાય છે ને તો એને કદાચ ક્યાંક ફણગા આવતા હશે મનમાં અને આજે ઘણા વાતો કરનારા મળતા હોય પુસ્તકો મળતા હોય આ બધું થતું જ હોય ને એટલે એમાં પાછું ઘણું ખંડન આવે કે ભાઈ આવી રીતે શ્રેષ્ઠ નથી ને આપેલું નથી આ તમે આના ઉપર બારમા અધ્યાય ઉપર જો વિદ્વાનોની પાછી ટીકા ટિપ્પણી વાંચો ને તો તમને ચક્કરમાં નાખી દે હાવ જુદું જ કરીને નાખે તમને એમ જ થઈ જાય કે ના ના મૂર્તિ પૂજા કંઈ કરવા જેવું નથી એમ આમ બેસી જાઓ આંખીનો ફોઈણા છાડાવી એવું જ કરી દઈએ આપણને એટલે ભલામણ એ છે કે ગમે તેવા વિદ્વાનને સાંભળો ગમે તેવા ગ્રંથને વાંચો પણ ભગવાનની સાકાર ઉપાસનામાંથી ક્યારેય ડગવું નહીં એના આશ્રયમાંથી ક્યારેય ડગવું નહીં એના નામ જ પૂજન અર્ચનમાંથી ક્યારેય ડગવું નહીં આ ન ડગવું ને એને નિષ્ઠા કહેવાય શું કહેવાય હવે થોડુંક સાંભળો નિષ્ઠામાં શું છે એટલું કરીને પછી પૂરું કરી દઈશું આમ તો હજી કઈ બહુ મોડું નથી થયું આઠ થયા છે મુક્તાનંદ સ્વામીએ આ બોતેરમાં વચરામૃતમાં સેવન્ટી ટુમાં મુક્તાનંદ સ્વામી કે મહારાજ કાલને દિવસ તમે દાદા ખાચર આગળ બહુ રૂડી વાર્તા કરી તે વાર્તા અમારે સાંભળવાની ઘણી ઈચ્છા છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે કે જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય મહાત્મય સહિત હોય અને સંતનું ને સત્સંગીનું મહાત્મ્ય ઘણું જાણતો હોય ને તે ભક્તનું જો કર્મ કઠણ હોય ને કાળ પણ કઠણ હોય તો પણ તે ભક્તને એવી ભક્તિનું અતિશય બળ છે તે કાળ અને કર્મ એ બે મળીને તેનું ભૂંડું કરી શકતા નથી અને જેને ભગવાનને ભક્તના વિશે જો નિષ્ઠામાં કાંઈ ફેર હોય તો તેનું ભગવાન રૂડું કરવાની છે તો પણ રૂડું થતું નથી આ નિષ્ઠામાં જો થાય છે કાળ કર્મ ભૂંડા હોય તો એ બે મળીને કાળ ચાવી જાય બ્રહ્માંડોને ચાવી જાય કર્મ કોઈને છોડે નહીં એ બે મળીને પણ આ ભક્તોનું ભૂંડું કરી શકતા નથી કેમ એને એવી ભગવાનની નિષ્ઠાનું બળ છે જેટલી બી બગાડી છે કારણ કે બેઠા ને સમુદ્રતા ઉધાર કરવા વાળો બેઠો છે લાકડી લઈ અને કાળ માયાનો નિયમતા છે એટલે એનું કઈ બગાડી શકતા નથી પણ નિષ્ઠા હોય તો જો નિષ્ઠામાં કઈ કચાશ હોય તો ભગવાન રૂડું કરવા ઈચ્છે તો પણ રૂડું થાય કારણ કે હવે માલિકની ઈચ્છા હોય કે આ કૂતરો આને ન કરડે તો જ ન કરડે પણ માલિકનો ઈશારો જોઈ જાય તો એટલે ફાડી ખાય એને ઈશારો કર્યો કે આને વળગ આ આપણો નથી પણ ઈશારો જોવે તો પછી કરી શકે નહીં ભલે ને ખૂંખાર હાવજ જેવો કૂતરો હોય પણ હટે કરે કાંઈ ના એ ગલુડિયાની જેમ બેસી જાય ખૂણામાં જાય પણ એવી ભગવાનના સ્વરૂપમાં નિષ્ઠા હોય તો નિષ્ઠા એટલે શું નિશેષેણ તિષ્ઠતી સંપૂર્ણપણે સ્થગિત થઈ જવું ને એનું નામ નિષ્ઠા હલવું ડલવું ચોલવું કશું જ નહીં એક જે પકડ્યું એમાં પછી કોઈ મુવમેન્ટ ન થાય ડગમગાટ ન થાય મનસા વચસા કર્મણા જરાય આમ પેલું ન થાય સ્વપ્નમાં પણ એમ કાંઈ ન થાય કે આમ કેમ ન થયું આને નિષ્ઠા કહેવાય એટલે આમ શાસ્ત્રમાં નિષ્ઠાનો એક અર્થ છે મૃત્યુ કારણ કે હલે ચલે કોણ નહીં મરી ગયો એ ન હલે ચલે મરી ગયો એ ન હલે ચલે ને એટલે નિષ્ઠાનો સીધો સાધો અર્થ મરવું પણ મૂકવું નહીં નથી ઘણા લોકમાં કહેતા હું મરવું પણ મૂકવું નહીં એ નિષ્ઠા દેહ પર્યંત મરવું પણ હવે પકડ્યું મૂકવું નહીં એનું નામ નિષ્ઠા હવે એ નિષ્ઠામાં ત્રણ બાબત સમાઈ જાય છે સાંભળવી છે હા એક હમણાં જે ચર્ચા કરીને એ બેની ચર્ચા કરવી છે કઈ પહેલો મુદ્દો કે ભગવાન સદા સર્વદા સાકાર છે અને સાકાર ઉપાસના જ સર્વોત્તમ છે આ પકડ્યું એ પછી ગમે તેવા વિદ્વાનોને વાંચે સાંભળે ગમે તે કરે પણ એમાં એક પણ મનમાં સંશય ન થાય ડગમગાટ ન થાય એવી પાકી દ્રઢતા એક બીજું હવે જે ભગવાનની ઉપાસના કરે છે એ ભગવાન પોતાના ઈષ્ટદેવ એના ચરિત્રોમાં ક્યારેય કોઈ શંકા ન થાય કોઈ અવળો વિચાર ન થાય ભગવાને આવું કેમ કર્યું છે આ ઠીક ન કર્યું આ આમ ન કર્યું હમ કોઈ ચરિત્રમાં આવડો વિચાર ન થાય તો એને નિષ્ઠા છે પછી દ્રષ્ટાંત આપ્યું ને કે જયારે રાસ પંચાધ્યાયનું વર્ણન સુખદેવજીએ કર્યું તો પરીક્ષિત મહારાજને સંશય થયો કે મહારાજ મને એ બતાવો ધર્મના સ્થાપનને અર્થે ભગવાન અવતાર ધારણ કર્યો તો ગોપીઓની સાથે પરસ્ત્રીની સાથે એમણે આવો વિહાર કેમ કર્યો આવી ચેષ્ટાઓ કેમ કરી ધર્મ સ્થાપનને અર્થે આવેલા ભગવાને આવો અધર્મ આચરણ કેમ કર્યું સુખદેવજી કે હરે કૃષ્ણ હરે કૃષ્ણ પરીક્ષિત મેં તને પહેલા કહ્યું હતું તું ચરિત્રમાં શંકા કરતો નહીં જો શંકા ન કરી હોત તો તને તક્ષક અડી જ ન શકત હવે તને તક્ષક દંશ દેશે કાચો રહી ગયો લ્યો બોલો નહીં તો તક્ષક ફાંફા મારત કીધું ને કાળક્રમ કઈ કરી શકતા નથી પણ હવે એને શંકા કરી એટલે સુખદેવ ચોખ્ખું કહી દીધું હવે તને પરીક્ષિત ડંખ તક્ષક ડંખ દે છે નહીતર તક્ષક તને ડંખ ન દઈ શકે અડી ના શકત હવે આવશે આ સંશય કર્યો ખોટો છે હવે થાય પણ પણ ન થાય તો જ નિષ્ઠા ને સુખદેવજીને નથી થતું લ્યો હવે સુખદેવજી તો કેવા જોગી અને પાછું કેવું તમે રાસ પંચાયતી વાંચી તો જોજો કોક દીક એવું વર્ણન આવે કામદેવનું આ બધું આનું તેનું શૃંગારિક સ્ત્રી વિલાસ બધાય અને પાછું એના ફળમાં એવું લખ્યું છે કે જેને કામ બહુ પીડતો હોય રાસ પંચાયત જાય પાઠ કરે તો કામદોષ નિવૃત્ત થઈ જાય એટલે બોલો હા પણ જેને ઊંધા ખોપડા હોય વાંચીને જાગતા હશે હું રામ જાણે આપણને શું ખબર કેવી આપ એ જ છે ને ભગવાનની ગતિ ગહન છે ભક્તિ માતા રાસ પંચાયતીનો પાઠ કરતા અને છે શૃંગારિત વિલાસ લાગે તમારા સ્ત્રી પુરુષોના જેવા શૃંગાર વર્ણન હોય જેવા રસિક ચેષ્ટાઓ હોય આવ ભાવ એવી જ બધી ચેષ્ટાઓનું વર્ણન ગોપીઓ સાથે ભગવાન શ્રી કૃષ્ણ રાસ પંચાયતીમાં વર્ણન છે પણ સુખદેવજી તો એવા લહેરથી બ્રહ્માનંદથી એનું ગાન કરે છે સુખદેવજી સમજે છે ગોપીઓ સમજે છે જે એની સાથે રમે છે જેની સાથે ચેષ્ટાઓ થાય છે એ ગોપીઓનો સંશય નથી થતો કારણ કે ગોપીઓ જાણે છે કે શ્રી કૃષ્ણ સંપૂર્ણપણે દિવ્ય છે નિર્વિકાર છે ઉલટાની ગોપીઓ એમ બોલી કે હે ભગવાન જેદીથી તમારા ચરણનો સ્પર્શ થયો છે તે દિવસથી અમારા વિકાર માત્ર નાશ થઈ ગયા છે એ ગોપીઓ જાણે છે કે શ્રી કૃષ્ણ શું છે પણ ઘટના શું હતી એ સુખદેવજી જાણે છે કે કામદેવે બ્રહ્માદિક દેવતાઓને પરાસ્ત કર્યા જીતી લીધા કામ થઈ અને બધાને સ્ત્રીના મોહમાં બાંધી દીધા એટલે કામદેવને ગર્વ થઈ ગયો મારા જેવો કોઈ મોટો દેવ નહીં મહાદેવ નહીં મેં પછાડ્યા એવું એને ગર્વ એટલે હું આ મહાદેવ કહેવાય છે પણ ખરેખર તો મહાદેવ હું છું એટલે ભગવાને કામદેવને પડકાર્યો હવે તું મારી સામે આવ્યો અને પછી જેમ બોલ્યો મોટો રાજા હોય અને સામાન્ય કોઈ રાજવી હોય ને એને સામેથી દારૂ ગોળો બંદૂક બધું સરસામાન યુદ્ધનો આપે ને પછી કે હવે આવી જા થઈ જાય બાયડો જોઈ લઉં તારામ કેટલું પાણી છે એ સુરવીર સમ્રાટ જેમ આમ એલાન કરે ને ચેલેન્જ કરે એમ ભગવાને એને બધો સામેથી સામાન આપ્યો જેમાં કામ વધે રાતમાં કામ વધે એમાં શરદ પૂનમની રાત તે દિવસે ભગવાન રાસ કર્યો છે ને એમાં સ્ત્રીઓનો સહવાસ એમાં સ્ત્રીઓની સાથે વિલાસ એમાં સ્ત્રીઓ સાથે સ્પર્શ એમાં સ્ત્રીઓ સાથે બોલવું અને એમાં શૃંગારી ચેષ્ટાઓ કરવી કામ ભડકે બળે આ બધું જ ભગવાને રાસલીલામાં કર્યું અને છતાંય ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી રહ્યા કામ દેવ પરાસ્ત કરી ન શક્યો આવું અલૌકિક ઐશ્વર્ય ભગવાને બતાવ્યું હતું એટલે સુખદેવજીએ પરમ આનંદથી એ કથા કહેતા હતા કે આ તત્વ આપણી જેવું નથી રસથી ગાય છે હવે આ શૃંગાર છે ને શાસ્ત્રોમાં શૃંગારી ભગવાનને આવે છે ને ભાગવતની આપણે વાત કરીએ એમ તો ઘણાને થાય કે ભાઈ એમાં તમે ગીત ગોવિંદ જયદેવનું વાંચો તો તમને આમ હંકેલી એક બાજુ પટારાને તળીએ મૂકી દેવાનું મન થાય હા એવું રાધાને અને કૃષ્ણન એનું વર્ણન છે પણ એ ગીત ગોવિંદ ભગવાન સ્વામિનારાયણ સાંભળતા ને હમ તો આનંદ પામતા અને ગીત ગોવિંદ વૃંદાવનમાં ધર્મદેવ ભક્તિમાં અનુષ્ઠાનમાં ગીત ગોવિંદનું વાજિંત્રોમાં ગાન કરતા સ્ત્રી પુરુષો ઋષિ પત્નીઓ બધા સાથે મળીને અને એટલું શૃંગારિક વર્ણન મેં નજર કરી છે એટલે હું તમને કહું તમે હાથમાં લ્યો ને ત્યાં બેવડું વાળી અહીં મૂકી દો છોકરાને કહ્યું આ કોઈ કાઢતો નહીં પણ જો એ કેવું ચેષ્ટાઓ એવી દેખાય પણ રસ અને મર્મ જુદો છે આ ભક્તિ છે ને એમાં પ્રકાર છે મોડું થાય છે પણ થોડુંક લઈ લઉં છું દાસ્ય ભક્તિ સખ્ય ભક્તિ વાત્સલ્ય ભક્તિ અને શૃંગાર ભક્તિ એટલે ગોપી ભક્તિ પ્રિયતમા અને પ્રિયતમની ભક્તિ પ્રેમી ભક્તિ પ્રણય ભક્તિ આ પ્રકાર છે શૃંગારને શ્રીજી મહારાજ અહીંયા પણ કહ્યું કે એને ગાવવો જો ન ગાઈએ તો અમે નાસ્તિક જેવા ગણાઈએ અને સંતોએ રસિક કીર્તન ગાયા અને શ્રીજી મારે સાંભળતા હતા હમ અને બ્રહ્માનંદ સ્વામીએ પણ કેવા રસિક રસિક કીર્તનો ગાયા છે શ્રીજી મહારાજને એમ પોતે અર્ધાંગના હોય પ્રેયસી હોય એમ બ્રહ્મમુનિ અને પ્રેમાનંદ સ્વામીએ કીર્તનો ગાયા છે તમે આવી રીતે આવજો મારો ઘૂંઘટ ઉઠાડજો તમે આવી રીતે નેણ મારજો તમે આવી રીતે હાસવિલાસ કરજો મારી સોય કામ રહે છે એને તમે નજરોના બાણથી વીંધી નાખજો તમે પાધરા મારે ત્યાં આવજો નરસિંહ મહેતાએ પણ શૃંગાર ગાયો છે ગાયો છે ગાયો છે તમે જોતા રહી જાઓ એવો નરસિંહ મહેતા સ્વરૂપ પોતે ગોપીના ભાવમાં આવી એ શ્રી કૃષ્ણની સાથે એક પલંગમાં પોઢ્યા છે અને આછી પાંબડી ઓઢી છે અને નરસિંહ મહેતા જે પછી એ શૃંગાર રસનું વર્ણન કરે છે તમે જોઈ રહ્યો શા માટે આ થાય છે સર્વોત્તમ ભક્તિ મધુરા ભક્તિ છે આ શૃંગાર ભક્તિ છે ગોપી ભક્તિ છે એમાં બહુ શ્રેષ્ઠતાના ઘણા વિવરણો છે એ તો આખી એની કથા થાય હાથ દાડાની કથા કરો તો એ શૃંગાર ભક્તિ સમજાય પણ તમે સીધી સાધી ભાષામાં સમજો દાસ્ય ભક્તિ એટલે દાસ ભાવે ભગવાનની ભક્તિ કરવી એટલે સ્વામી અને નોકર પછી આવે સત્ય ભક્તિ પછી આવે વાત્સલ્ય ભક્તિ હવે આમ તમને ક્રમ દેખાય છે કે નહીં તમે જુઓ કે નોકર અને માલિક ગમે તેટલો એની વચ્ચે સંબંધ હોય તો એક મર્યાદા હોય નોકર અટકી જ જાય ને અમુક જગ્યાએ અટકી જ જાય પછી માલિક માલિક રહી જાય નોકર નોકર પછી ઉમરેથી પાછો વળી જાય ગમે તેટલું કરે એનાથી આગળ સખ્ય ભક્તિ મિત્ર છે એ ઉમરો ઓળંગી જાય એ નોકરથી આગળ છે અને શેઠની નજીક છે નોકર અમુક જગ્યાએ રહી જાય પણ મિત્ર આવે તો તો એ અંદર નજીક વધારે થઈ જાય એનાથી વાત્સલ્ય ભક્તિ એટલે પુત્ર પુત્ર જો આવે તો મિત્ર કે તમે ઘડીક બહાર જજો મારો બેટો આવે છે એ એનાથી નજીક છે મારો દીકરો છે નોકર કરતા મિત્ર અધિક છે મિત્ર કરતા પુત્ર અધિક છે પુત્ર બેઠો હોય અને એના ઘરવાળા આવે તો દીકરાને કે તું વયો જા હવે તું છે આરામ કર વાંચ બહાર ફરિયાય ગમે ત્યાં જા હવે એને ઘરના આવ્યા છે અને એ પતિ પત્નીને જે એક્ય હોય એ બીજા એકે સંબંધમાં ન હોય સમજાય છે વાત એ રસા શૃંગારમાં છે અને જ્યારે પ્રેમની ઉત્કટતા થાય છે ત્યારે શૃંગાર આપોઆપ પ્રગટે છે અને શૃંગારમાં એક જ તત્વ કામ કરે છે એક્ય થવાની જે ભાવના છે ને એ એક્યમાંથી પુત્રનો જન્મ થાય છે એ તો હાવ અલગ જ વાત છે પણ ભાવના એકબીજામાં સમાઈ જવાની છે એવું એક્ય એ શૃંગાર ભક્તિનું મુખ્ય મર્મ છે એટલે શૃંગાર ભક્તિ બહુ વખણાય છે અને એમાં દાસ્ય પણ સમાઈ જાય છે વાત્સલ્ય પણ સમાઈ જાય છે કારણ કે પત્ની હોય એ સખી પણ હોય એટલે કે મિત્ર પણ હોય દાસ પણ હોય વાત્સલ્ય પણ હોય કારણ કે તમને જમાડતા હોય ત્યારે પુત્રની જેમ જમાડતા હોય ને દીકરો જમતો એમ જમાડે એ બધી જ ભક્તિઓને સમાવીને બેઠેલી એક શૃંગાર ભક્તિ છે એટલે શૃંગાર ભક્તિ રસિક ભક્તિ એ બહુ સર્વોત્તમ છે પણ માર્ગ મહારાજ કે એમાં પડવાનો પણ ચાન્સ બહુ છે એટલા માટે આપણા માટે શું જોવાનું કે આ વર્ણન થતું હોય અને જો એમાં આપણને કોઈ વિકારિક ભાવનો સેન્સ આવે સમજવાનું આપણે કાચા છીએ અને આ બધું વર્ણન થતું હોય અને વિકાર ના આવે દિવ્યતા પંચેન્દ્રિયથી જરવા માંડે સમજવાનું કે આપણે શૃંગાર ભક્તિમાં પ્રવેશ કરી ગયા છીએ હા <laughs> એક મીટર પણ છે એટલે મહારાજ કે આ શૃંગાર ભક્તિ રસિક કીર્તનો ગાવવા જરૂર ગાવવા તો સુખદેવજીએ ગાન કર્યું એટલે ભગવાનના શૃંગારિક ચેષ્ટાઓમાં શંકા થાય એવું જ નહીં કોઈ પણ ચરિત્ર કરે એમાં શંકા ન થાય એ ભગવાનનો ખરો નિષ્ઠાવાળો ભક્ત છે કારણ કે ભગવાન જ્યારે મનુષ્ય થાય ત્યારે બધી માનવ જેવી ચેષ્ટા કરે ખાવું પીવું કામ ક્રોધ લોભ મારું તારું પક્ષપાત હારવું જીતવું ભાગવું બધું જ કરે બધું જ કરે એ એટલા માટે કરે છે આપણે એને ગાઈ શકીએ ને સેવી શકીએ એટલે આપણા જેવા થઈને ભાવ કરે છે શ્રીજી મહારાજ કે જો જેવા છે એવા એવા જો આવે તો બ્રહ્માદિક દેવતાઓ પણ દર્શન કે સેવા ન કરી શકે તો માણસ તો સેવા ક્યાંથી કરી શકે એટલે સાવ આપણી જેવા થઈ જાય છે આપણી જેવા થાય છે તો આપણને ગડબડ થાય છે કે આ તો આપણી જેવા છે અને જો આપણી જેવા નથી થતા તો આપણને એમ થાય છે કે આ કોઈ તરાજ છે એટલે બે વાતે આપણને કાંઈ શિયાળો હતતો નથી ઉનાળો હતતો નથી તો તને રાખવો ક્યાં એટલે આ તકલીફ છે પછી શ્રીજી મહારાજે દવા દ્રષ્ટાંત આપ્યો કે જેમ વડવાના લગ્ન છે એ સમુદ્રમાં રહીએ છે હવે એવો ને એવો આપણા ઘરમાં આવે તો આપણને કાંઈ સુખ થાય નહીં હું તમને એની જગ્યાએ દાવાનળનું દ્રષ્ટાંત આપું વડવાનળ જોયો નથી સમજાતો નથી આ પણ દાવાનળ એટલે જંગલો સળગે કેલિફોર્નિયાનો પછી ઓસ્ટ્રેલિયાના જે જંગલો સળગતા હોય મરી જાય સરકાર તોય ઠરે નહીં કેટલાય બધા ઠારક વાયુઓ છોડે ને આ કરે ને તે કરે પણ ઓલું ઉલટાનું ભૂભૂકી ઉઠે એ દાવા નળ આપણા ઘર પાસે આવે આપણને સુખ થાય પણ એ જ અગ્નિ છે એ અગ્નિ નાનકડો થઈને આપણા ચૂલામાં બેસી જાય તો સરસ મજાનો રોટલો થાય સરસ મજાની ખીચડી થાય સરસ મજાનો ઢોકળો થાય સરસ મજાનો પીઝો થાય થાય ને નાનકડો થઈને ચૂલામાં બેસે તો નાનકડો થઈને દીવો થઈને બેસે ઘરમાં અજવાળું કરે પણ એવો ને એવો ભડકો આપણામાં આવે તો આપણે બળીને બધા ભસમ થઈ જાય એટલે નહીતર દીવો છે આમ ઠારો તો આંગળીએ ચપટીએ ટારો ઠરી જાય પણ સુખ શેનાથી થાય દીવાથી જ થાય દાવાનળથી ન થાય એમ ભગવાન જેવાન જેવા છે એવા ને એવા દિવ્ય મૂર્તિ આવે તો કોઈ જીવને સુખ ન રહે એ તો આપણા જેવા થઈને આવે છે એ માટે કરુણા કરીને એવા થાય છે એટલે એવા બધા ભાવ દેખાડે છે એટલે ભગવાનના સર્વે ચરિત્ર દિવ્ય છે અને સર્વ ચરિત્ર ગાવા જેવા છે અને કલ્યાણકારી છે એમ જે સમજે એને ભગવાનની પાકી નિષ્ઠા છે છતાંય પણ જો આજની તારીખમાં ભગવાન રામ ગયા એને એકવીસ લાખ વર્ષ થઈ ગયા તોય બેઠા બેઠા વિદ્વાનો એમ કે છે કે રામે સીતાનો સગર્ભાવસ્થામાં પોતાની પત્નીનો ત્યાગ કર્યો એ ખોટું કર્યું છે જો થાય છે ને એ ખોટું કર્યું છે આ ભાઈ ભલે પોતાની પત્ની સીતા એનો સગર્ભાવસ્થામાં રામે ત્યાગ કર્યો એ ખોટું કર્યું છે ભૂલ કરી છે તું ભૂલ એવી કરતો નહીં એટલું તો શીખ એમાંથી તું કરતો નહીં બસ આટલું રાખ એને ભલે ભૂલ કરી અરે ભાઈ સીતા ત્યાગ થયો શું વાલ્મીકીને સહાનુભૂતિ નહીં હોય સીતાજી પ્રત્યે જનક મહારાજને નહીં હોય કૌશલ્યા માં સુમિત્રા માં એ કઈ કઈ માને સીતાજી પ્રત્યે સહાનુભૂતિ નહીં હોય કે સગર્ભાવસ્થામાં જંગલમાં મૂકી આવ્યા છે લક્ષ્મણને સહાનુભૂતિ નહીં હોય વશિષ્ઠને સહાનુભૂતિ નહીં હોય બધાને સહાનુભૂતિ હોય પણ સામે રામની એ સહાનુભૂતિ થાય છે કે રામે ત્યાગ કર્યો છે પણ રામ સીતા સીતા સીતા કરે છે એટલે રામની દયા આવે છે કાંઈ સૂઈ શકતા નથી કૌશલ્યા માની દશા તો એવી થાય કે મારે આમને કેમ સમજાવવા મારે સીતાને કેમ સમજાવવા બે બાજુ લાગે અને રામે તરફેડ્યા કરી યજ્ઞનો જો ને વાત રાજસુ યજ્ઞની વાત આવી તો સીતાની મૂર્તિ સુવર્ણની કરીને બેસાડી પણ સીતા સીતા કર્યા આમાં બે ત્રણ વસ્તુઓ છે આમનો તો બહુ પાર ના આવે પણ પેલી વસ્તુઓ આ છે કે રાજાનો ધર્મ રામે પ્રસ્થાપિત કર્યો પ્રજા એમ આંગળી ચીંધે છે ને કે અમારા રાજાએ ખોટું કર્યું તો રાજ ધર્મ છે રાજાનો કે જે પ્રજાને ન ગમતું હોય એ ન કરે આજે આવો રાજા ગોતી આવો કે એને ન ગમતું એ બાઈને છોડી દે પ્રજાને ન ગમતું એવું છોડી દે છોડે રાજ પેલા છે અને રાજાનો ધર્મ છે કે રાજાની શાસનમાં પોતાનો પુત્ર પત્ની ગમે તે આડા આવતા હોય તો એને પણ ફાંસીએ ચડાવી દે છે એવા છે ને આપણે રાજાઓને ત્યાં તો આ સીતાજીના પ્રત્યે આવું છે લોકને તો લોક રાજા પ્રજા મારી પહેલા છે એટલે સીતાનો હું ત્યાગ કરું છું પણ ભૌતિક રીતે ત્યાગ કર્યો છે મેન્ટલી નથી કર્યો ને માનસિક રીતે નથી ત્યાગ થયો અને બીજું આ ચરિત્ર કરીને પણ એમણે જુદી રીતે એક પત્ની વ્રત અને એક પતિવ્રત એનું સ્થાપન કર્યું કેવા મૂલ્યો મૂક્યા જે આજે આટલા વર્ષો પછી પણ હજી પતિવ્રતા ધર્મ એ ચાલ્યું આવે છે એ કોના પ્રતાપે આવે છે પણ જો સમજાય તો ન સમજાય તો ભૂલ છે ભૂલ છે બધું કે ઘણા લોકો એવું કે છે કે રામ વનમાં જતા હતા બૌદ્ધિકો મારું નામ નથી દેવું પણ એમણે એક પ્રવચનમાં એવું કીધું કે રામે વિદ્રોહ કરવાની જરૂર હતી જ્યારે એને વનવાસ દીધો ત્યારે એના બાપ સામે એના પિતા એમ કીધું કે વનમાં જા તો રામે વિદ્રોહ કરવાની જરૂર હતી કે વનમાં જવાનો તમારો સમય છે હું શાનો જાઉં હું તો યુવક યુવરાજ છું હું ગાદી લઈ લઈશ અને એના બાપને વનમાં મોકલવાની જરૂર હતી એ જો રામે પાછા આવી રીતે બૌદ્ધિકો છે ને એ તો કહેવામાં કુશળ હોય ને કે આવું પગલું એ વખતે જો રામે લીધું હોત તો ભારતનો ઇતિહાસ ચમકતો હોત લે એટલે બાપને જોડા મારે એમાં ચમકે આવા પણ સાંભળનારા પાછા બધા આમ શું વાત બનાવી શું વાત બતાવી વાત બતાવી હું તંબુરો બતાવી પિતૃનો ધર્મ પિતાનો પાળવાની એક રામ આદર્શ મૂકી ગયા આજે હજી કેટલાય છોકરાઓ એવી રીતે વર્તીને બાપને વૃદ્ધાશ્રમમાં નહીં મોકલતા હોય ને એવા દાખલા એ રામને પ્રતાપે છે ને મારો બાપ કેમ થાય એના માટે હું દરદર ભટકું હવે નથી સમજતા એ આવી બધી વાતો કર્યા કરે અને વાલ્મીકી વાંચો ને એમાં જો હું તમને કહું આ લાંબુ થઈ જાય પણ કહી દઉં વાલ્મીકી રામાયણમાં દશરથ મહારાજે રામને બોલાવીને ચોખ્ખા શબ્દોમાં કીધું કે રામ મેં વરદાન આપ્યા છે હું સત્યને બંધાયેલો છું તું બેટા એક કામ કર મને જેલમાં પૂરી દે અને તું ગાદી લઈ લે તું મુક્ત છે રામ ચોધા રાસુએ રડી પીડ્યા બાપ તમે શું કહો છો મારે માતા પિતા બે પૂજ્ય છે મારી માં કઈ કઈ એમ કહેતી વનમાં જા તો હું કેમ રહી શકું બોલો જેને વનમાં મોકલે છે માં કઈ કઈ એ મારી માં કે અને કૌશલ્યા માની રજા માગવા ગયા ત્યારે કૌશલ્યા માએ કીધું કે તને દશરથ મહારાજે કીધું છે માં દશરથ મહારાજના તો વરદાન છે મારા પિતાના અને મને માં કઈ કઈ કીધું છે તરત હાથ મૂકી દીધો જો તારા પિતાએ કહ્યું હોત એકલાએ તો હું ના જવા દેત હું એની અર્ધાંગીની છું પણ જ્યારે મા પણ સાથે છે ત્યારે હું તને કંઈ નથી કહી શક કેવા આદર્શો અને આજે આપણે કેવા માટે લડીએ છીએ જાઓ બેટા વનમાં જાઓ લે બોલો અને એમાંથી જ આદર્શો સ્થપાયા એનાથી આ બધું કેટલું સુગમ થતું હોય સારું થતું હોય પણ હવે લોકો બૌદ્ધિક હોય છે આ બધી કહેતા કહેતા હોય સુરપણખા આવી તો એ શંકા કરે એમાંય તર્કો કરે કે સુરપણખા બિચારી લગ્નનો પ્રસ્તાવ લઈને આવી એમાં નાક કાન કામ કાપી નાખવા જોઈએ તને પૂછ્યા વગર તું ત્યારે હતો નહીં ને હવે ઓલી બિચારી પરણવાનો સારો પ્રસ્તાવ લઈને આવી હતી એમાં એને નાક કાન કાપીને વિરૂપ કરી નાખ્યું પછી મહાભારત ન થાય યુદ્ધ ન થાય તો શું થાય રામની ભૂલ છે એને સમજાવીને કોઈ હોય છોરું કછોરો થઈ જાય બાઈ છે એને કદાચ ભાવ આવી ગયા હોય તેને સમજાવીને પાછી વાળી દેવી જોઈએ પણ આ તો નાક કાન કાપીને વિરૂપ કરીને મોકલા હાથમાં બટકા દીધા લક્ષ્મણ આલે લઈ જા લક્ષ્મણ કઈ ઓછી માયા છે આ બે કાપી અને એના હાથમાં દીધા આલે તારા ભાઈને બતાવજે નીકળાથી લક્ષ્મણ તો બહુ તીખા બટકા હાથમાં દીધા તારા ભાઈ દેખાડજે અને જેને જેને અહીંયા આવું એના મોકલી દેજે અહીં બેઠો છું હું એકલો અને વાતે સાચી આ તો સીતાનું હરણ કર્યું ઉર્મિલા હાર્યા હોત ને એનું હરણ કર્યું હોત ને તો રાવણને ન્યાયને પતાવી દે લક્ષ્મણ એ લંકા સુધી ધક્કો ખાય જ નહીં એટલે સમજીને ઉર્મિલાને હારે નથી લાવ્યા કારણ કે થાય શું રાવણ ભિક્ષા માગવા આવે ત્યારે ઉર્મિલા નાના છે જેઠાણી કરતા દેરાણી પેલા ભિક્ષા આપવા જાય અને દેરાણી ઉર્મિલા એ ભિક્ષા આપવા જાય રાવણ એનું અપહરણ કરે એ પગ બે માંડે નહીં ને ત્યાં રાવણ લક્ષ્મણ એનો ભૂંડિયો વાળી દે રામાયણ થાય જ નહીં એટલે એને ઘેરે રાખ્યા એને સીતાજીને રાખ્યા એ તો બહુ મોટી વાત છે રામાયણની પણ રામાયણ છે પણ હવે એટલે સુર હવે તમને ખબર નથી સુરપણખા આવી લગ્નનો પ્રસ્તાવ લઈને આવે તો રામે તો બહુ માસુમતાથી જવાબ આપ્યો તો ભાઈ હું પરણેલો છું ઓલો નથી પરણેલો અત્યારે અત્યારે કુંવાર અત્યારે કુંવારો છે એમ કીધું ઘરે બેઠા છે પણ અત્યારે કુંવારો છે મારે ઘરે મારા ઘરના છે પણ એમ લક્ષ્મણે કીધું ભાઈ હું તો સેવક છું એને પરણે દાસી થઈને શું ફાયદો કાઢે એટલે ત્યાં મોકલી એને મોકલી એને સુરપણકાને શું થયું કે આ સીતા છે ને એ જ મને વચમાં આવે છે એટલે સુરપણખા સીતાજીને મારી નાખવા માટે જળુંબી એટલે પછી રામે ઈશારો કર્યો લક્ષ્મણ તો હા મારા સમજી ગયો આ નકટી છે એટલે નાક કાન કાપ્યા હવે અધૂરું વાંચે અને લોકોને ઊંધા ચશ્મા ચડાવે આપણને રાતે રાતે પૂછવા આવતા હોય તો એટલે ચરિત્રમાં શંકા થાય વાંધો નથી આવું બધું પણ એ ભક્ત નથી એની કોઈ નિષ્ઠા નથી જેને નિષ્ઠા છે એને ડગતો નથી નિષ્ઠાનો ત્રીજો મુદ્દો છે કે ભગવાન એક તો સાકાર નિષ્ઠા બીજું એના ચરિત્રમાં કોઈ શંકા નહીં ત્રીજું મારા ઈષ્ટદેવ છે એ કાળ કર્મ માયાના નિયમતા છે એની ઈચ્છા વગર સૂકું પાંદડું પણ આમથી આમ થતું નથી આવી જે નિષ્ઠા છે એ ભગવાનનો ખરો ભક્ત છે બોલો સહજાનંદ સ્વામી મહારાજની